पादाम्बुजरेण वः स्वीयानां तानि चाचार्याणि आमे मुहुर्मुहुर् यदनुग्रहतो जन्तु सर्वतिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मीलितं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ નમામિ હૃદય શેષે લીલાક્ષિરાબ્ધિશાયનમ લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતે યોસૌ પંચદાર્દય નમઃ श्री आचार्य जी महाप्रभु के अब श्री आचार्य जी महाप्रभु के सेवक जनार्दन दास जी चोपड़ा क्षत्रिय थानेश्वर के वासी तिनकी वार्ता को भाव कहते હવે મહાપ્રભુ શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક જનાર્દન દાસ ચોપડા ક્ષત્રિય થાનેશ્વરમાં રહેતા એમની વાર્તા છે સો थानेश्वर में एक क्षत्रिय के घर जन्म એટલે થાનેશ્વરમાં એક ક્ષત્રિયના ઘરે જન્મ્યા સો ઇનકો પિતા શસ્ત્ર બાંધી કે થાનેશ્વર કે હાકીમ પાસ ચાકરી કરતો એટલે એમના જે પિતાજી હતા એ શસ્ત્ર બાંધીને થાનેશ્વરના હાકીમ પાસે ચાકરી કરતા સો વહ હાકીમ એક દૂસરે હાકીમ પાસ લડન કોચડ્યો એટલે એ જે હાકીમ હતો એ બીજા હાકીમ પાસે લડવા માટે ગયો તા સમયે જનાર્દન દાસજી કો પિતા શસ્ત્ર લેકે ચડ્યો એટલે એ વખતે જનાર્દન દાસજીના પિતા પણ શસ્ત્ર લઈને ગયા સો જનાર્દન દાસ કો પિતા કાયર બહોત હતો એટલે જનાર્દનદાસજીના પિતા કાયર ઘણા હતા સો જબ લડાઈ હોની લાગી તબ જનાર્દનદાસ કો પિતા ડરપી કે ભાજ્યો એટલે જ્યારે લડાઈ સ્ટાર્ટ થવાની હતી એ વખતે જનાર્દનદાસજીના પિતા ડરીને ભાગી ગયા સો ઘર મેં આય જનાર્દનદાસજી વર્ષ સોરા કે હતે તીનસો કયો મેં યુદ્ધ મેં તે ભાજી આવ્યો સો હાકીમ આઈ કે મોકો મારે મારેગો એટલે એ વખતે પાછા ઘરમાં આવીને જનાર્દનદાસજી સોળ વર્ષના હતા એમને આવીને કીધું કે હું યુદ્ધથી ભાગીને આવ્યો છું હવે હાકીમ મને મારશે તબ જનાર્દનદાસ ને પિતાસો કહી જો તમને બુરી કરી ક્ષત્રિય હોય રણ સો ભાજે એટલે જનાર્દનદાસજીએ પિતાજીને કીધું એમના પિતાને કીધું કે તમે ખોટું કર્યું ક્ષત્રિય થઈને તમે રણભૂમિમાંથી ભાગીને આવી ગયા પરંતુ અબ આ દેશ મેં રહનો કઠિન એટલે હવે તમારા માટે આ દેશ રહેવું કઠિન છે तब जनार्दन दास के पिता ने कही मैं पूर्व काशी को निकसी जात हूँ यह કહી કે જનાર્દન દાસ કો પિતા નિક્ષેપ એટલે પછી જનાર્દન દાસજીના પિતાએ કીધું કે હું હવે પૂર્વ કાશી માટે નીકળું છું આ કહીને જનાર્દન દાસજીના પિતા ત્યાંથી નીકળી ગયા સ પૂર્વ હોય દક્ષિણ કો નિક્ષી ગયો એટલે પૂર્વ થઈને દક્ષિણ માટે નિક્ષી ગયા હાલ્યા ગયા यहाँ जनार्दन दास जी के पिता के भांजे फौज भाजी સો હાકીમ હું ભાગ્યો એટલે એ જ વખતે જનાર્દન દાસજીના પિતા ભાગ્યા એમના પાછળ ફોજ ભાગીને હાકીમ પણ એમના પાછળ ભાગ્યા પાછે મામલા તે કરી કે થાનેશ્વર મે આય એટલે જે જે મામલા એટલે વાતચીત કરીને એટલે જે વિવાદ હતો એને સુલઝાવીને એટલે જે હાકીમ સાથે વિવાદ થયો હતો એને સુલઝાવીને પાછા થાનેશ્વર આવી ગયા તબ સગરે સિપાહીન સો પૂછ્યો જો પહેલે પહેલે કોણ ભાગ્યો એટલે પછી ત્યાંથી પાછા આવીને બધા સિપાહીઓથી પૂછ્યું કે પેલા કોણ ભાગ્યો તબ સબને કહી જો જનાર્દન દાસ કો પિતા ભાગ્યો બધાએ કીધું કે જનાર્દન દાસજીના પિતા ભાગ્યા તબ વો હાકીમને કહી જો વાકો મેરે આગે પકડી લાવો એટલે એ હાકીમે કીધું કે એને મારા સામે પકડીને લાવો સબ યાદે ઘર આયે એટલે એમના જે ચાકરો હતા એ ઘરે આવ્યા સો જનાર્દન દાસ કો લઈ ગયા એટલે જનાર્દન દાસને લઈ ગયા તબ હાકીમ ને કહી તેરે પિતા કો બતાવ કહા હે એટલે ત્યારે હાકીમે પૂછ્યું કે હાકીમે જનાર્દન દાસજીથી પૂછ્યું કે તમા બતાવ તમારા પિતાજી ક્યાં છે ઉઓ રણ મેં તે ભાજ્યો સો મેરી સગડી ફોજ બિચરી આવી એટલે એમને કીધું કે તમારા જે પિતાજી હતા એ રણમાંથી ભાગીને આવી ગયા એટલે મારી આખી ફોજ ભાગીને પાછી આવી ગઈ તાતે વાકો મારું એટલે હવે હું એને મારીશ પિતા કુ ન બતાવે ગો તો તોકો મારુંગો એટલે પિતા ક્યાં છે તું નહીં બતાવતો હું તને મારીશ તબ જનાર્દન દાસજીને કહી જો મેરો પિતા ભાજી કે ઘર આવ્યો એટલે એને જનાર્દન દાસજીએ કીધું કે મારા પિતા ભાગીને ઘરે આવ્યા સો તુમારે ભય કરી પૂર્વ કાશી કો નામ લેકે ભાજી ગયો એટલે તમારા ભયથી પૂર્વ કાશી માટે પૂર્વ કાશી જાઉં છું એવું કહીને ભાગી ગયા ઓર મેં તુમ્હારે આગે હું ચાહો સો કરો એટલે હું તમારા આગળ છું તમે જે કરું છે તે કરો તબ હાકિમ ને કહી જૂઠો હૈ પિતા કો કહું छिपाई રાખ્યો એટલે પછી હાકીમે કીધું કે તું ખોટું બોલસ પિતાને તે કાંઈ ક્યાંય છુપાઈ રાખ્યું છે તબ જનાર્દન દાસજી ને કહી મેં છુપાયો હોય તો યા બાત કો મુચરકા લીખો એટલે જનાર્દનદાસજીએ કીધું કે અગર મેં છુપાઈને રાખ્યું છે એ વાત મને લખીને આપો મેં झूठ નહીં કહત હું ખોટું નથી બોલતો તો વહ હાકીમ ને ઇનકો બંદી ખાને દીનો એટલે હાકીમે એને બંદી ખાનામાં નાખી દીધું સો બંદી ખાને મેં ડાળતથી સંધ્યા સમય હાકીમ કે ઘર મેં આગી લાગી એટલે બંદીખાનામાં નાખતા સાંજના તે હાકીમના ઘરે આગ લાગી વહ હાકીમ કો બેટા બહુ સગરો કુટુંબ જરી મર્યો અબ અકેલો રહ્યો એટલે એમના હાકીમના બધા બેટા બહુ ને આખો કુટુંબ જલીને મરી ગયો પણ ઈ એકલો બચી ગયો તો બ હાકીમ કે મન મેં આઈ જો મેં બુરી કરી એટલે હાકીમના મનમાં આવ્યું કે મેં ખોટું કર્યું જો જનાર્દન દાસ કો બંદીખાને મેં ડાર્યો એટલે જનાર્દન દાસજીને બંદીખાનામાં નાખ્યું યાકો બિના દોષ મેં દંડ દિયો તાકો ફૂલ પાયો એટલે એમનો કાંઈ દોષ હતો નહીં તો પણ મેં એમને દંડ આપ્યો એનો ફલ મને મળ્યો तब हाकिम जनार्दन दास जी सां बुलाए મેં તોકો બિના દોષ દંડ દંડ દિયો એટલે પછી એ હાકીમે જનાર્દન દાસજીને બોલાવીને કીધું કે મેં તને દોષ વગર દંડ આપ્યો તેરો પિતા ભાજો તામે તું કા કરે અને તમારા પિતાજી ભાગી એમાં તમે શું કરો સો મેરો કુટુંબ સબ નાશ ભયો એટલે આખો મારો કુટુંબ નો નાશ થયું અબ તું અપને પિતા કો બોલાવ એટલે હવે તું પોતાના પિતાને બોલાવ મેં કછું ના કહું હું કાંઈ પણ નહીં કહું હોનહાર હતી સો ભાઈ એટલે જે થાવાનું હતું એ થઈ ગયું ઓર તાકો વિશ્વાસ ન આવે તો ગામ કે દસ ભલે મનુષ્ય કે આગે લીખી દેવું અને તો પણ તને વિશ્વાસ ના આવે તો ગામના જે દસ ભલા મનુષ્ય છે એમના સામે લખી લે લખાવી દે પાછે ગામ કે प्रामाणिक सेठ बुलाए हाकिम ने लिखी दिनो जनार्दन दास को पिता घर में આવે મોસો કછુ દાવો નહીં એટલે પછી પછી ગામના બધા જે પ્રામાણિક શેઠ હતો એમને બોલાવીને હાકીમ એ લખાવ્યું કે જનાર્દન જનાર્દનદાસજીના પિતા ઘરે આવે મોસો કછુ દાવો એટલે જે જે દાવો નહીં એટલે હેલો એટલે એમની સાથે મને હવે કોઈ વિવાદ નથી કચું કહું તો પંચન મેં જૂઠો એટલે કઈ પણ કહીશ તો ઈ પંચન માં ખોટું એટલે પંચન એટલે <laughs> પંચન એટલે પંચ પંચન એટલે પંચ નું બહુવચન છે જૂના જમાનામાં ક્યારે પણ કોઈ વિવાદ થતો તો ગામના સારા પાંચ લોકો ભેગા થઈને અને એનો નિર્ણય કરતા તો એ જે પાંચ જણાની ટીમ હોય એને પંચ કહેવાતું पाछे जनार्दन दास के पिता की चाकरी के पैसा बहुत दिन के बाकी હતે તો જનાર્દન દાસ કોદીએ એટલે પછી જનાર્દન દાસજીના પિતાના ચાકરીના જે પણ પૈસા ઘણા બધા બાકી હતા આપવાના એ જનાર્દન દાસજીને આપી દીધા જનાર્દન દાસ ઘર આય વિચારે અબ પિતા કો ઘર લાવનો કહા ઉપાય કરું એટલે જનાર્દનદાસજી હવે ઘરે આવીને વિચાર્યું કે હવે પિતાને ઘરે લાવવું પડશે હવે શું એટલે હવે શું કરાય પાછે યહ વિચારે જો કાશી આસપાસ હોય ગો મેં જાય કે લીવાઈ લઉં એટલે પછી એમને વિચાર્યું કે કાશીના આસપાસ હશે હું જઈને એમને લઈ આવું નહીં તો વહ કમું ના આવે ગો નહીં તો એ ક્યારે પણ પાછા નહીં આવે ય વિચારી જનાર્દનદાસ થાનેશ્વર સો એટલે આ વિચારીને જનાર્દનદાસજી થાનેશ્વરથી ચાલ્યા સો આગ્રે આય એટલે પછી ત્યાંથી આગ્રા આવ્યા પાછી આગ્રે તે ચલે તો માર્ગ મેં ડોય મોહર મોહર પડી પાય એટલે પછી જયારે આગ્રાથી આગળ ચાલ્યા ત્યારે માર્ગમાં એમને બે મોહર પડી હતી દેખાઈ સો લેકે મન મેં પ્રસન્ન ભાઈ એટલે એ લઈને પ્રસન્ન થઈ ગયો મોકું સગુણ તો આછો ભયો જો સુવર્ણ પાયો એટલે એમને કીધું કે મારા સાથે તો બહુ સારું થયું મને સુવર્ણ મળ્યો પાછે ઉહતે દોએ મજલી ચલે આગે તો વાસુદેવદાસ છકડા મિલે એટલે ત્યાંથી બે મજલી આગળ આવ્યા ત્યારે એમને વાસુદેવદાસ થી વાસુદેવદાસ છકડા મળ્યા ત્રીનસો જનાર્દન દાસ પૂછે જો મેરે પિતા કહું દેખે એમનાથી જનાર્દન દાસજી એમનાથી પૂછ્યું કે મારા પિતાને ક્યાં જોયું તો વાસુદેવદાસ છકડાને કહી જો મેં તેરો પિતા નહીં દેખ્યો એટલે વાસુદેવદાસ છકડાએ કીધું કે મેં તમારા પિતાને નથી જોયું પરંતુ એક વાત તો શું કહું જો તું માનતો તું દેવી જીવે તાતે કહતું એટલે પછી વાસુદેવદાસ છગડાજીએ કીધું કે પણ હું તને એક વાત કહું કે અગર તું માનતો તું દેવી જીવ છો એટલે હું તને કહું છું તરફ જનાર્દન દાસજી ને કહી તું બડે હો મેરે પુરોહિતો એટલે જનાર્દન કીધું કે તમે મોટા છો તમે મારા પુરોહિત છો મેં તમારે તમારું જીજમાન બાલક બરાબર હું એટલે હું તમારા જીજમાન બાલક બરાબર છું તુમ કહો છો કરું એટલે તમે જેમ કહો હું એવી રીતે કરું તબ વાસુદેવદાસજીને કહી તું ઘર તે નિપશ્યો હે તે શ્રી ગોકુલ મથુરા જઈયો એટલે એમને વાસુદેવદાસજીએ કીધું કે તમે ઘરથી નીકળ્યા છો તમે શ્રી ગોકુલ મથુરા જાજો ત્યાં શ્રી આચાર્યજી કે દર્શન તોકો હોયંગે એટલે ત્યાં તમે શ્રી આચાર્યજીના દર્શન થશે તિનકી તું શરણે જઈએ એટલે એમના શરણે તમે જાજો સંસારમાં બહુ દુઃખ ભોગ્યો એટલે સંસારમાં ઘણો દુઃખ ભોગ્યો અબ શ્રી આચાર્યજી મહાપ્રભુ કે સેવક હોય તું કૃતાર્થ હોય એટલે હવે શ્રી આચાર્ય મહાપ્રભુ મહાપ્રભુજીના સેવક થઈને તું કૃતાર્થ થઈશ એટલે ઉદ્ધાર થશે તારો ઓર કાશી કો કાહે કો ભટકે એટલે કાશી માટે કેમ ભટકશ કાશીમાં જવા માટે તેરો પિતા તો દક્ષિણ ગયો હોય એટલે તમારા જે પિતાશ્રી તો દક્ષિણ ગયો છે સો મહિના એક મેં તહા મરેગો એટલે એક મહિનામાં ત્યાં એમને મૃત્યુ થશે તાતે મેં કહી સૌ કરી એટલે હું જેમ કહું એવી રીતે તમે કરો તબ જનાર્દન દાસ ને કહી તુમ કેસે જાને જો દક્ષિણ મેરો પિતા ગયો હે ત્યારે જનાર્દન દાસજી પૂછ્યું કે તમે કેવી રીતે ખબર કે મારા પિતા દક્ષિણમાં ગયા છે તા મહિના એક મેં મરે મરેગો કાલ કોઈ જાનત હે એટલે કીધું કે તમે કઈ ખબર પડે એક એક મહિનામાં મરી આશે કાલ કોઈ જાણે છે તો વાસુદેવ દાસજીને કહી જો મેં શ્રી આચાર્યજી મહાપ્રભુ કી કૃપા તે કાલ કી બાત જાણત હું એટલે વાસુદેવદાસજીએ કીધું કે હું મહાપ્રભુજીની કૃપાથી કાલની વાત જાણી લઉં છું તું માર્ગ મેં ડોય મોહર પાય કે પ્રસન્ન ભર્યો એટલે તને માર્ગમાં બે મોહર મળી એમાંથી તું લઈને પ્રસન્ન થયો તો યહ મોર તોકો બહુ દુઃખ દેગી એટલે આ મોર જ તને ઘણો દુઃખ આપશે દાતે કાહુ બ્રાહ્મણ હું દે ડાર્યો એટલે આ જે બે મોહર છે એ કોઈ બ્રાહ્મણને આપી દેજે જૈસે મેં મોહર કી બાત જાની કહેશે તેરે પિતા કી મૃત્યુ બતાઈ એટલે જેમ મને તારી આ મોહર લેવાની વાત ખબર પડી એટલે મેં તારા પિતાની મૃત્યુ તને બતાવી અબ તેરો મન હોય સો કર્યો એટલે હવે તમારું જેવું મન હોય એવું તમે કરો તબ જનાર્દન દાસજી કો દ્રઢ વિશ્વાસ ભયો એટલે ત્યારે જનાર્દન દાસજીને દ્રઢ વિશ્વાસ થયો જો વાસુદેવદાસ કહે છો સાચી વાત છે એટલે જે વાસુદેવદાસજી કહે છે એ સાચી વાત છે તબ વાસુદેવદાસજી કો को કરી કહ્યો જો મેં શ્રી આચાર્યજી કો સેવક નિશ્ચય હોઉંગો એટલે વાસુદેવદાસજીને દંડવત કરીને કીધું હું મહાપ્રભુજીનો સેવક નિશ્ચય થઈશ સુંદર આગળ હિમાંશી કર કોઈ તો વાર્તા પ્રસંગ હિમાંશીજી આજે જોડાઈ નથી બારે ગઈ છે અચ્છા કરો લાલન કરે છે so janana jana મથુરા હોય શ્રી ગોકુલ આય એટલે જનાર્દન દાસજી મથુરા થઈ અને ગોકુલ આવ્યા સહાશ્રી આચાર્યજી કો દર્શન કરી દંડવત કરી કરી એટલે પછી ત્યાં શ્રી આચાર્યજીને દર્શન કરી દંડવત કર્યા તો મન મે યહ કહે જો ઉહ ઉહ જો દોય મોહર પાઈ હૈ તો ઓર બ્રાહ્મણ कहाँ ढूंढोगे श्री आचार्य जी की भेट કરી દેવું ત્યારે તેમણે મનમાં વિચાર્યું કે આ બે મોહર હું બ્રાહ્મણને ક્યાં ગોતું દેવા માટે અહીંયા શ્રી આચાર્યજી બિરાજે છે તો તેમને ભેટ કરી દઉં તબ દો મોહર નિકાલ નિકારી શ્રી આચાર્યજી કી ભેટ કીએ એટલે તે બે મોહર કાઢી અને તે શ્રી આચાર્યજી ને ભેટ કરી तब श्री आचार्य जी कहे तू बड़ो मूर्ख है मार्ग में પરી પરિપાઈ મોહર હમારી ભેટ કર કર્યો એટલે શ્રી આચાર્યજીએ કીધું કે તું બહુ મૂર્ખ છો માર્ગમાં પડેલી વસ્તુ તે મને ભેટ કરી તો હમકો નહીં ચાહીએ એટલે આ વસ્તુ અમને નથી જોઈતી તો જનાર્દન દાસ ફેરી દંડવત કરી વિનતી કિએ જો મહારાજ આપું પૂર્ણ પુરુષોત્તમ હો એટલે પછી દંડવત કરી અને જનાર્દન દાસજીએ પાછું કહ્યું કે મહારાજ આપ પૂર્ણ પુરુષોત્તમ છો वासुदेव दास को मार्ग में कहो जो श्री आचार्य जी साक्षात भगवान है तिनकी तू शरणी जइयो और ये मोहर तेरे काम नहीं काम की नहीं है એટલે પછી રસ્તામાં મને વાસુદેવદાસ છકડા મળ્યા હતા તેમણે કહ્યું હતું કે શ્રી આચાર્યજી સાક્ષાત ભગવાન છે પૂર્ણ પુરુષોત્તમ છે તેમને તેમને તમે શરણે જજો અને આ બે મોહરનું તમને કઈ કામ નથી દુઃખ પાવશો સાથે આપ કૃપા કરી કે શરણ લીજીએ એટલે આપ કૃપા કરીને મને શરણે લ્યો ઓર યે મોહર જાકો દેની હોય તાકો દીજીઓ દીજીએ એટલે આ મોહર જેને આપવી હોય તેમને આપજો તબ શ્રી આચાર્યજી કહે મોહર તું ઉઠાઈ લે એટલે પછી શ્રી આચાર્યજીએ કીધું કે આ મોહર તું ઉપાડી લે મથુરા મેં ચોબા બ્રાહ્મણ બહોત હૈ તિનકો દીજો એટલે મથુરામાં ચોબા અને બ્રાહ્મણોને ખૂબ છે તેમને તું આપજે ઓર શ્રી ગોવર્ધન નાથ કે દર્શન કો રંગ સંઘ ચલો તહા તું સેવક કરેંગે એટલે તમે શ્રી ગોવર્ધનનાથજીના દર્શન દર્શન માટે અમારા સાથે ચલો ત્યાં તમને અમે સેવા કરીશું તબ જનાર્દન દાસ મોહર દો આચાર્યજી કે સંગ ગોવર્ધન આય એટલે બે મોહર લઈ અને જનાર્દન દાસ શ્રી આચાર્યજી સાથે ગોવર્ધન આવ્યા પાછે આન્યોર મેં જબ આય આયો તબ શ્રી આચાર્યજી ને કહી જનાર્દન દાસ સ્નાન કરી શ્રી ગોવર્ધન નાથજી કે દર્શન કો ચલે એટલે પછી આંદોરમાં આવી અને શ્રી આચાર્યજીએ જનાર્દનદાસજીને કહ્યું કે સ્નાન કરી અને શ્રી ગોવર્ધનનાથજીને દર્શન માટે જઈએ તો જનાર્દન દાસ સ્નાન કરી શ્રી આચાર્યજી કે સંઘ શ્રી ગોવર્ધનનાથજી કે દર્શન દર્શન કરે એટલે જનાર્દન દાસજી શ્રી આચાર્યજી સાથે સ્નાન કરી અને સ્નાન કરી અને શ્રી ગોવર્ધન નાથજીના દર્શન માટે ગયા શ્રી આચાર્યજી શ્રી ગોવર્ધન ધર કે સન્મુખ બેઠા નામ નિવેદન કરાય એટલે પછી જનાર્દન દાસજીને શ્રી ગોવર્ધન ધરના સામે સન્મુખ બેસાડી અને તેમને નામ નિવેદન કરાવ્યા પાછે કહે જો અબ તું ભગવત સેવા કરી એટલે પછી કહ્યું કે હવે તમે ભગવત સેવા કરો તબ જનાર્દન દાસ ને કહી જો આપ જા પ્રકાર બતાવો બતાવો તા પ્રકાર કરું એટલે આપ જે પ્રકારે કહેશો તે પ્રકારે હું કરીશ तब श्री आचार्य जी श्री नाथ जी के की पाग जनार्दन दास को सेवा करीवे को दिए એટલે શ્રી નાથજી ની પાક જનાર્દન દાસજી ને શ્રી આચાર્યજી એ સેવા માટે પધરાવી તો सौ दिन दस जनार्दन दास श्री आचार्य जी महाप्रभु के संग अन्योर में रही ए एतन मार्ग की રીતિ શીખ્યો એતન એટલે જનાર્દન દાસજી છે આચાર્યજી મહાપ્રભુજી ના સાથે આન્યોર માં રહી અને એતન માર્ગ ની રીતિ શીખી પુષ્ટિ માર્ગ ની રીતિ શીખી તબ શ્રી આચાર્યજી ને જનાર્દન દાસ તો કહી એટલે ત્યારશ્રી આચાર્યજીએ જનાર્દન દાસજીને કહ્યું જો અબ હમ પૃથ્વી પરિક્રમા કો જાયંગે એટલે શ્રી આચાર્યજીએ જનાર્દન દાસજીને કહ્યું કે હવે અમે પૃથ્વી પરિક્રમા માટે જઈશું તું ઘર જાય ભગવત સેવા મન લગાડ કે કર્યો એટલે તમે ઘરે જઈ અને ભગવત સેવા મન લગાડીને કરજો તબ જનાર્દન દાસ શ્રી ગોવર્ધન નાથજી કી દર્શન दर्शन કરી શ્રી આચાર્યજી મહાપ્રભુ કો દંડવત કરી વિદા હોય સ્થાનેશ્વર में अपने घर आए એટલે પછી શ્રી આચાર્યજી ને દંડવત કરી જનાર્દન દાસ ગોવર્ધનનાથજી ના દર્શન શ્રી આચાર્યજી ને દંડવત કરી અને વિદા થઈ અને થાનેશ્વરમાં આવ્યા પાછે પિતા કે દેહ છૂટે કે સમાચાર દક્ષિણ તે આય એટલે દક્ષિણ થી આવા સમાચાર આવ્યા કે પિતાજીની દેહ છૂટી તો જનાર્દન દાસ મન में કહે તો વાસુદેવ દાસ બડે ભગવતીએ છે એટલે જનાર્દનદાસજી મનમાં વિચાર્યું કે વાસુદેવ વાસુદેવદાસજી ખુબ ભગવતીએ છે ઉનકો કહ્યો સબ સાચ છે એટલે એમનું કહ્યું બધું સાચું છે પાછે મન લગાય ભગવત સેવા કરણ લાગે એટલે મન લગાડી અને પછી ભગવત સેવા કરવા લાગ્યા તો કછુક દિનમાં શ્રી ઠાકુરજી સાનુભાવતા જતા લાગે એટલે પછી થોડાક દિવસમાં શ્રી આચાર્ય શ્રી ઠાકુરજી સાનુભાવતા જતા લાગ્યા और सिंह नंद के वासुदेवदास વાસુદેવદાસ થાનેશ્વર આવે આવતે એટલે સિંહનંદથી वासुदेवदास जी थानेश्वर આવતા तब जनार्दन जनार्दन दास वासुदेवदास को अपने घर प्रीति सौंप रखते कहते मैं तुम्हारी कृपा से श्री आचार्य जी की शरणी पाई है जय वासुदेवदास जी आता तेरे તે પોતા જનાર્દન દાસજી વાસુદેવ દાસજીને પોતાના ઘરે ખૂબ પ્રીતિથી રાખતા અને કહેતા કે તમારી કૃપાથી શ્રી આચાર્યજીનો સેવક હું થયો સાથે તુમ જબ ધાનેશ્વર આય આવો તબ यह ઘર સબ તુમ્હારો હૈ યહાં ઉતર્યો ઉતર્યો કર્યો એટલે સ્વામેશ્વર ત્યારે જ્યારે તમે આવો ત્યારે તમે અહીંયા જ રહેજો તમારું જ ઘર છે તો એક ક્ષણ વૈષ્ણવ કે સંગ તે જનાર્દન દાસ ભગવદીય ભય એટલે એક ક્ષણના સંગ સંગથી જનાર્દન દાસજી આવા ભગવદીય થયા સાથે સત્સંગ ભગવદીય કો કરનો એટલે હવેથી હવેથી આપણે સત્સંગ ભગવદીય નો કરવો तो जनार्दन दास ऐसे भगवती श्री आचार्य जी कृपा पात्र श्री आचार्य जी के कृपा पात्र है इनकी वार्ता कहाँ कहीं कहीं है એટલે જનાર્દનદાસજી આવા કૃપાપાત્ર ભગવતી વૈષ્ણવ થયા તેમની વાર્તા ક્યાં સુધી કહીએ આ સુંદર પ્રસંગ થયો તમને કઈ કેવું છે આપણે હંમેશા આપણે કોઈના સાથે પણ છલ ન કરવું તે મને એમાંથી થયો અને તેમાંથી ખબર પડી કે જ્યારે તેમના પિતામાં પ્રાણ છોડી અને ત્યાં ભાગી આવ્યા એટલે તેમને આખી સેના અને હકીમના સાથે છલ કર્યું તે ભાગી આવ્યા એવું આપણે ક્યારે પણ છલ ન કરવું જોઈએ કોઈ પણ બાબતમાં અને આપણે હંમેશા સત્સંગ કરવો જોઈએ એટલે સારો સંગ કરવો જોઈએ ભગવતી સાથે સંગ કરીએ તો આપણે આટલું બધું ફળ મળે છે અને આપણે રોજ એમની સાથે બેસી અને ચર્ચા કરીએ તો તેમનું તેનું ફળ કેટલું મળતું હશે આ ક્વેશ્ચન આન્સર મોડમાં છીએ તેમને કહેવું હોય તો સ્ટાફિસ કરે અત્યારે શરણ અને દ્વિજ છે હા બોલ ભાઈ જે જે મને આમાંથી એ વાત સારી લાગી કે આપણે એક ક્ષણ પણ ભગવદીય જોડે રહીએ તો આપણું આખું મન ડાયવર્ટ થઈ જાય એટલે અગર આપણી એમની જોડે અડધો કલાક કે એક કલાક સુધી સત્સંગ કરીએ તો આપણે ઠાકોરજીના એટલા એ આપણે ઠાકોરજીથી એટલી પ્રેમ થઈ જાય કે આપણે એમનાથી દૂર જવાનું ના મન થાય એટલે આપણે સારું હંમેશા સારું સંગ કરવું જોઈએ સાચી વાત છે હા બોલો આગળ પ્રણામ દેવજી હા જે જે મનામાંથી એ વાત ખબર પડી કે આપણે ક્યારે પણ જનાર્દન દાસ ચોપડાના જે પિતા હતા એટલે એમને પોતાનો ધર્મ પાડ્યો નહીં એટલે આપણે પોતાનો ધર્મ એટલે જેમ કે ક્ષત્રિય ક્ષત્રિય તો એમને પોતાની રણભૂમિ છોડીને ડરીને પાછા ભાગી આવ્યા તો આપણે ક્યારે પણ એવું ના કરવું જોઈએ આપણે આપણો ધર્મ હંમેશા પાળવો જોઈએ ધર્મને પાળવા માટે અમે આપણે હંમેશા તત્પરતા જાળવવી જોઈએ સાચી વાત ક્વેશ્ચન મને આમાંથી એ વાત સારી લાગી મને આમાંથી એ વાત સારી લાગી કે હાકીમે જનાર્દન દાસ ને તે જેલમાં નાખ્યા તો તેનું આખે આખું કુટુંબ ભરી ગયું એટલે આપણે સારા કર્મ કરવા જોઈએ અને કોઈને બુરાઈ ન કરવી જોઈએ અને કોઈને પણ વગર વાંકે દંડ આપવો તે પણ તે પણ તે દંડ આપી દંડ એના માટે એના માટે એમને એવું ફળ મળે છે ફળ મળે છે સાચી વાત સારી લાગી કે વાસુદેવદાસ છગડાને આટલી બધી કાળનું ખબર હતી તો પણ એમને સહેજે અહંકાર ન હતો કે મને આટલું બધું આવડે છે એમને તો એવી દીનતા લાગી કે મને શ્રી ઠાકોર શ્રી ની કૃપાથી બધું મને એટલે કાળનું બધી ખબર છે હમ સાચી વાત છે જનાર્દન દાસજી એ હાકીમે જયારે પૂછ્યું કે તમે સાચું કહી દો કે તમારા પિતા ક્યાં છે તો પછી એમને પિતાની જાન બચાવવામાં જાન બચાવવાનું વિચાર્યું નહીં પણ એમને જે સાચું છે એ કહી દીધું તો આ પણ એમને આ બરાબર કર્યું કે ખોટું કર્યું એમને પોતાની પિતાની એ જાન તો બચાવવી જોઈએ ને હા એનો આપણે મને ધ્યાન છે ત્યાં સુધી ગઈ વખતે આપણે આ વાર્તાજી કર્યા ને ત્યારે આના ઉપર બહુ લાંબી ચર્ચા આપણે કરી હતી હા બોલો એટલે આપણે સત્ય બોલવું જોઈએ તેવું આપણે આપણા ધર્મમાં કહ્યું છે પણ કોઈ આપણા ભલે પિતા પણ છે પિતા છે તો તે ખોટા છે ખોટા ખોટા રસ્તા ઉપર છે અને આપણે તેને સાચા રસ્તા ઉપર લેવા માટે આપણે ખોટું ના બોલી શકીએ કોઈ બોલી નથી શકતું કે એમ છે એટલે જેવી રીતે જનાવર છે કોઈ અને તે કસાઈ મારવા માટે જઈ રહ્યો છે ને આપણે તેને કહીએ કે આપણે સાચો રસ્તો કહીએ તે સારું ન કહેવાય આમાં તમે જુઓ ધ્યાનથી જનાર્દન દાસ ના પિતાએ પોતે જ એમ કહ્યું હતું કે હું અહિયાંથી કાશી જઈ રહ્યો છું એવું કહીને ને ઘરેથી કહ્યો તો જનાર્દન દાસ ને તો એવી જ ખબર છે કે કાશી ગયા છે એટલે ખોટું નથી બોલ્યા એ સમજ્યા ને હવે જનાર્દન દાસ પોતે છે નાની ઉંમરમાં એકદમ એ બિચારા ડરને મારે એનાથી જે કંઈ પણ કહેવાનું હશે તે નીકળી ગયું હશે કેમ કે હવે કેટલાના પ્રાણ બચાવે પોતાના બચાવે કુટુંબના બચાવે કે પિતાના બચાવે પિતા તો ભાગી જ ગયા છે તો હોઈ શકે કે એ પોતે પોતાની રીતથી પોતાની બચાવનો રસ્તો શોધી કાઢે અને સિપાહીઓ કદાચ ત્યાં સુધી પહોંચી ન શકે અને બીજી વસ્તુ એ પણ છે કે ક્ષત્રિયો ક્ષત્રિયોએ રણમાંથી આવી રીતે પીઠ બતાવીને જવું ન જોઈએ ક્ષત્રિય માટે બહુ કલંકકારી વાત ગણાય એ કારણે એને એટલી બધી કદાચ એમના પિતા માટે આદર કે પ્રેમ ભાવ રહ્યો નહીં હોય એવું બની શકે પણ એમણે શા માટે આવું કહ્યું એમની મનસ્થિતિનો જો આપણે વિચાર કરીએ તો એવું જણાય છે કે અત્યારે તો એમણે ભયથી આવું કહી દીધું જ્યારે માણસ ભયથી કોઈ વાત કરતો હોય તો એ બહુ એમાં માણસનો વિચાર કે બુદ્ધિ ન ચાલે એમ આપણે સમજી શકીએ હા બોલ ગોપાલ જે તે મનામાંથી એ વાત સમજમાં આવી કે આપણે વૈષ્ણવ નો આપણે ગમે ત્યારે સમય થાય તો આપણે એનો આભાર માનવો જોઈએ કેમ કે આપણે એના એક ક્ષણ થી પણ આપણો ગમે આપણે ઉદ્ધાર થઈ શકે છે જેમ કે અહીંયા કીધું કે વાસુદેવદાસ છકડાનો સંગ કર્યો તો એ જનાર્દદાસ ના સેવક થઈ શક્યા અને કૃતજ્ઞ થયા સાચી વાત હા બોલ હિલક તારો ફોન મ્યુટ છે તિલક સ્ટાર સિક્સ કરવાની જરૂર નથી ફોન નું બટન મ્યુટ હશે ને એને તું અનમ્યુટ કર હવે તે સ્ટાર સિક્સ કર્યું હા ચાલ જીજમાનામાંથી એ વાત સારી લાગી કે આપણે હંમેશા વૈષ્ણવોને અને મોટાઓને હંમેશા આદરથી રાખવો જોઈએ ને રાખવો જોઈએ હા સાચી વાત છે જે જે એટલે જયારે જયારે એમને ખબર મળી કે એમના પિતા એટલે જનાર્દન દાસને એવી ખબર પડી કે એમના પિતાની દેહ છૂટી છે ત્યારે એમને એના પછી એવું એટલે અહીંયા લખ્યું છે કે પાછે મન લગાય ભગવત સેવા કરણ લાગે એટલે પછીથી એટલે સૂતક ઉતર્યા પછીથી જ સેવા કરવા કરતા હશે ને હા એવું જ હશે ને જી જી હા રાજીવ જજમુનામાં એ વાત ખબર પડી કે આપણને આપણા ગુરુનો ને ઠાકોરજીનો એટલે ગુરુને ને ઠાકોરજીની ને કૃપાથી આવા ભગવદીઓનો સોંગ મળ્યો છે તો આપણે જે એટલે એ ઠાકોરજીની કૃપાથી આપણને ભગવતી એનો સંગ મળ્યો છે હા ખરી વાત છે ચલો સુંદર આજનો પ્રસંગ બહુ પ્રેરક હતો અહિયાં ભગવદ નો ક્રમ રાખીએ છીએ ભગવદ ગીતા નો ક્રમ શરૂ થશે પ્રણામ તૃતીયાધ્યાયના આરંભમાં ભગવાનને અર્જુને પ્રશ્ન કર્યા કે આપના મિશ્ર વાક્યોથી હું એ નથી સમજી શક્યો કે કર્મ શ્રેષ્ઠ છે કે સંન્યાસ શ્રેષ્ઠ છે તો જે પણ હોય તે એક વાત નિશ્ચિત કરીને આપ મને જણાવો એટલે ભગવાન એનો ઉત્તર આપ્યો કે મનુષ્યના અધિકાર એટલે યોગ્યતા કે પાત્રતા તેના અનુસાર મેં જ્ઞાનયોગ અને કર્મયોગ એમ બંને પ્રકારના યોગ કયા છે પણ બંનેની અંદર સામાન્યતયા કર્મયોગનો મતલબ છે ઇન્દ્રિયો દ્વારા શાસ્ત્ર વિહિત કર્મોને કરવા અને જ્ઞાન યોગ નો મતલબ એ છે કે ગ્રહસ્થાદી આશ્રમોમાં જે યજ્ઞાદિ કર્મ બતાવવામાં આવ્યા છે એ કર્મોનો ત્યાગ કરી તેને સંન્યાસ ગ્રહણ કરવું અને જ્ઞાનોપાસના કરવી તો ત્યાગ અને અત્યાગ આ બંનેના આવા રૂપ લોકમાં પ્રસિદ્ધ છે જે આશ્રમનો ક્રમપક્ષ છે એમાં આપણે એ વાત જોઈએ છીએ કે બ્રહ્મચર્ય આશ્રમથી વેદારંભ શરૂ થાય એટલે વેદનો અધ્યયનનો આરંભ અને પછી અંતતઃ અગર બ્રાહ્મણ વર્ણ છે તો સંન્યાસ આશ્રમમાં એની પરિણતિ છે એટલે જે કર્મોનો આરંભ કર્યો છે બ્રહ્મચર્ય આશ્રમના કર્મો ગ્રહસ્થ વાનપ્રસ્થના એ પછી સંન્યાસ આવતા આવતા એ બધાનો ત્યાગ થઈ જાય છે તો કોઈના મનમાં એમ વિચાર આવે કે જે વસ્તુને હવે ક્યારે ને ક્યારે છોડવાની જ છે તો પછી એને શરૂ શા માટે કરવી એટલે નૈષ્કાર્યમાં એ જ જો અંતિમ અવસ્થા હોય તો એ આરંભથી જ આપણે કેમ એવું ન કરી લઈએ અને કદાચ શરૂ થઈ ગઈ અજાણતા શરૂ થઈ ગયું કોઈનાથી તો એનો ત્યાગ જ કેમ કરી ન દઈએ કેમ કે ક્યારે ને ક્યારે તો છોડવાનું જ છે એટલે બે જાતના નૈષ્કર્મ અહીંયા છે એક તો અનારંભ રૂપ અને એક આરબ્ધના ત્યાગ રૂપ એ બંનેના માટે ભગવાન એમ કહી રહ્યા છે કે આ જાતનો અનારંભ અને આરબ્ધનો અવિચારિત ત્યાગ એ બંને સિદ્ધિ પ્રાપ્ત કરાવનારા નથી અસ્વસ્થ દ્રષ્ટિકોણ છે એટલે નાનું બાળક કોલેજમાં ભણતા પોતાના પરિવારજનોને જુએ અને પછી કોલેજ સુધી પહોંચતા પછી એમનો ભણતર પૂરું થઈ જાય અને એને જોઈને એમ વિચારે કે અચ્છા આખર તો આ બધું મૂકવાનું જ છે તો પછી હું જાઉં જ કેમ શા માટે જાઉં બીજો ચોથા પાંચમા ધોરણમાં છે અને એ જોઈ રહ્યો છે કે મોટા લોકો ભણવાનું છોડીને નોકરી ધંધામાં લાગી જાય છે તો હું અત્યારે જ કેમ આને છોડીને મોટાઓનું અનુસરણ ન કરું તો એ આરબ્ધનો ત્યાગ છે અને પહેલો વાળો છે અનારંભવાદી છે બંનેના દ્રષ્ટિકોણ છે અસ્વસ્થ છે કેમ કે આ બંને અવસ્થા એકમાં તો કોઈ જાતની યોગ્યતા જ સિદ્ધ થઈ નથી અને લાંબા સાથે ટૂંકું જાય મરણી તો માંદો થાય એવું છે બીજાની અંદર અધકચરું કંઈક આચરણ કરેલું છે અને અધવચ્ચેથી એ છોડી દેવાનું વિચારી રહ્યો છે એટલે બંનેના ત્યાગ છે જે અનારંભ છે ટૂંકમાં બંનેનું જે નૈષ્કર્મ્ય છે એ અસ્વસ્થ છે બીજી વાત એ છે કે જે નૈષ્કર્મ્ય કે અકર્મણ્યતા જે છે એને આદર્શ માની રહ્યા છે એને આગળ જઈને ભગવાને એમ કહ્યું કે નૈષ્કર્મ્ય અથવા એટલે કર્મ ત્યાગ છે કર્મનો અનારંભ છે તે રૂપમાં જે નૈષ્કર્મ્ય છે એ કદાચ કોઈ આદર્શ માનતો હોય પણ શું કોઈ પણ વ્યક્તિ કર્મરહિત જીવન જીવી શકે એમ શક્ય છે એના માટે એટલે પાંચમા શ્લોકમાં ભગવાને કહ્યું કે કદાચ નૈષ્કર્મ્યને કોઈ શ્રેષ્ઠ માનતો હોય તો પણ કર્મરહિત તો જ્યાં સુધી મનુષ્યનું જીવન છે ત્યાં સુધી કર્મ રહિત તો કોઈ મનુષ્ય કે કોઈ પણ પ્રાણી દઈ શકતું નથી પરવશ થઈને પણ એને કર્મ તો કરવા જ પડે છે તો પ્રકૃતિથી બંધાઈને કે પ્રભુના અધીન ન રહીને એને સ્વચ્છંદ રહીને ગમે તે પ્રકારના કર્મ કરવા અને પોતાનો નિદેહ યાત્રા છે એને ખોટા રસ્તે લઈ જવી કે સમાપ્ત કરવી એના કરતાં તો બેટર એ છે કે શાસ્ત્રમાં જે કંઈક અંકુશની સાથે કંટ્રોલ્ડ કર્મ બતાવવામાં આવ્યા છે એ કર્મને સારી રીતે સમજીને કરતા રહેવું જોઈએ અને જો એ ન સમજ્યા વિના કોઈ વ્યક્તિ એમ માને કે કર્મને છોડી દેવું એ કર્મ ત્યાગ છે તો એવા લોકોના તો છબરડાઓ છે એ તરત બહાર આવી જાય છે એને અહીંયા મૂળ કહ્યા છે ભગવાને કે કર્મેન્દ્રિયો ઉપર સંયમ રાખી અને એ કર્મોનો ત્યાગ કરે પરંતુ મનથી પોતે વિષયોનું સ્મરણ કરતો રહે એ તો મિથ્યાચાર છે એ જાતના ત્યાગની પ્રશંસા કે સંન્યાસની પ્રશંસા શાસ્ત્રમાં પણ ક્યાંય બતાવવામાં નથી આવી એ વાત છઠ્ઠા શ્લોક આ થઈ ગઈ કે હવે કરવાનું છે છઠ્ઠો શ્લોક થઈ ગયો અચ્છા કરવાનું હા તો અજ્ઞાનાત કર્મ ત્યાગી દાંભિકો ન ત્યાગ ફલમ આપનોતી ત્યાહ જ્ઞાન વિના કોઈ સમજ વગર જે કર્મનો ત્યાગ કરે છે એવો જે દાંભિક છે દોડ કરનારો હિપોક્રેટ ये त्याग फल ने प्राप्त नहीं करते त्याग फल मतलब मोक्ष तो एनी मुक्ति थती नहीं एनु कारण अहियां कही रहा है कर्मेन्द्रिय कर्मेन्द्रिया संयम्य आस्ते मनसा स्मरण इंद्रियार्थान विमूढ़ात्मा मिथ्याचार उच्च है યહ વિમૂઢાત્મા એટલે જે મૂળ બુદ્ધિવાળો છે કર્મેન્દ્રિયાણી સંયમ્ય કર્મેન્દ્રિયોને સંયમમાં રાખીને ઇન્દ્રિયાર્થાન મનસા સ્મરણાર્થે ઇન્દ્રિયોના જે વિષયો છે કે ભોગ્ય વિષયો છે એનું મનથી સ્મરણ કરતો રહે સમિથ્યાચાર ઉચ્ચતે એ મિથ્યાચારી કહેવાય એટલે ત્યાગ છે એના ઉપર વધુ પડતો જેનો ભાર છે પણ ત્યાગ જે યોગ્યતા કેળવ્યા પછી કરવાનો છે યોગ્યતાના કેળવવા પ્રત્યે જેના અંદર સભાનતા નથી એના ઉપર આ ભગવાનનો કટાક્ષ છે કર્મેન્દ્રિયાણી સંયમ્ય કર્મેન્દ્રિયોને ઉપર સંયમ રાખીને સર્વેન્દ્રિયો કઈ તો કે હસ્તપાદ આદિ હાથ પગ વગેરે એને ઉપર સંયમ રાખીને એટલે નિરુદ્ધ્ય એના એને નિરોધ બળજબરીથી એને દબાવીને જેમ નાના બાળકને આપણે ચૂપચાપ બેસવા માટેનું કહીએ અદબ પલાટી મોઢું બંધ એમ તો બિચારા બેસી જાય પણ હાથ પગ ને બંધ રાખવાનું કહ્યું તો માથાનું તો નતું કહ્યું એટલે માથું અહીંયા ત્યાં ફેરવતા રહે આંખ બંધ કરવાનું કહીએ તો ઝીણી ઝીણી આંખો ખોલીને જુએ એ રીતે એ જે પણ અંકુશ છે એ અંકુશ મનથી નહીં હોવાને કારણે એ અંકુશ અર્થહીન થઈ જાય છે મનસા ઇન્દ્રિયાર્થાન વિષયાન મનથી ઇન્દ્રિયના અર્થોને એટલે વિષયોને સ્મરણ્ય હાથે મરણ કરતો રહે છે ભગવત ધ્યાન દશાપન્ન ઇવ લોક જ્ઞાપનાર્થમ લોકને એવું જણાવવા માટે કે હું ભગવાનનું ધ્યાન ધરી રહ્યો છું તેવી રીતે અદબ પલાટી મોઢું બંધ ભરીને આંખ નીચીને બેઠો હોય પણ મનથી વિષયોનું ઇન્દ્રિયના વિષયોનું સ્મરણ કરતો રહે તો એ સમિથ્યાચાર એ વિમૂઢાત્મા જે છે મિથ્યાચારી કહેવાય છે એથી દાંભિક ઉચ્યતે દંભ કરનારો કહેવાય છે તો તાત્પર્ય એ છે કે આ જાતનો ત્યાગ છે ત્યાગ મોક્ષ ફલક તે ભગવત પ્રાપ્તિ કરાવનારો સિદ્ધ નથી થતો તો કેવો ત્યાગ ઉત્તમ ગણાય એનું હવે આગળ સમાધાન આપી રહ્યા છે કે સ્વરૂપ જ્ઞાને ત્યાગી ઉત્તમ જેનો ત્યાગ કરવાનો છે એના સ્વરૂપનું જે અવસ્થા પર જઈને ત્યાગ કરવો છે અવસ્થા વગેરેનું જ્ઞાન જેને થઈ ગયું છે અને પછી ત્યાગ કરે છે તો ઉત્તમ છે તત્યાગ સ્વરૂપમ સત્ય ઉત્તમત્વ આહ એ ત્યાગનું સ્વરૂપ અને એની ઉત્તમતા આવે આગળ કહી રહ્યા છે યસ્તુ ઇન્દ્રિયાણી મનસા નિયમ્ય આરહતિર્જુન કર્મેન્દ્રિય કર્મયોગમ અસક્ત વિશિષ્યતે તો પ્રકરણ ભેદક તુકાર છે એટલે સુફી એનો વ્યવચ્છેદ કરીને એને કહી રહ્યા છે કે હે અર્જુન यह मनसा इंद्रियाणी नियम्य मनसी इंद्रियों ने वशमा करी असक्त हसन कोई में आसक्त थे कर्मेन्द्रिय कर्मयोगम आरभ से सविशिष्य से कर्मेन्द्रिओ द्वारा कर्मयोग आचरण करे श्रेष्ठ आना पेला ना जो ये કર્મેન્દ્રિયોનો ઉપર સંયમ રાખીને મનથી જે અસંયત છે તેઓ અહીંયા મનથી સંયત કરી અને કર્મેન્દ્રિયો દ્વારા કર્મયોગ કરે એને અહીંયા શ્રેષ્ઠ ગણે છે એટલે કર્મ ત્યાગની તુલનામાં કર્મનું સંયત રીતે આચરણ કરે એની અહીંયા શ્રેષ્ઠતા બતાવી છે सुशब्दो लौकिकार्थनिग्रहपक्षं व्यावर्तयति યસ્તુ આમાં જે તુકાર છે એ કહી રહ્યો છે કે ઉપરના અંદર જ્ઞાપનાર્થમ ભગવત ધ્યાન દશાપન નૈવ એ જે કહ્યું ને કે જે વ્યક્તિ એવો એક આસન ઉપર સ્થિર થઈને બેઠો હોય કે જાણે ભગવાનનું ધ્યાન કરી રહ્યો છે પણ મનથી એ લૌકિક વિષયોનું ચિંતન કરે છે એવો નહીં પરંતુ જે વસ્તુતઃ પ્રભુની અંદર જેને મનમાં પ્રભુમાં મન ફરવવું છે તેવો થઈને જે કરે છે એ પ્રકારની વ્યક્તિની આ શ્લોકમાં વાત છે કે ય ઇન્દ્રિયાણી મનસા નિયમ્ય ઇન્દ્રિયોને મન દ્વારા નિયમ્ય એટલે મદર્થમ નિયમે સ્થાપયિત્વા એટલે એનું નિયમન કરીને એટલે મારી પ્રાપ્તિ માટે નિયમમાં એને રાખીને કર્મેન્દ્રિય એટલે કર્મેન્દ્રિયો દ્વારા એટલે વાક ચક્ષુ હસ્તાદિભી વાણી ચક્ષુ હાથ વગેરે દ્વારા કર્મણામ કૃતિનામ યોગમ કર્મયોગમ કર્મયોગની અહીંયા વ્યુત્પત્તિ બતાવી રહ્યા છે કર્મણામ એટલે કૃતિનામ યોગમ એટલે એના આ ઇન્દ્રિયો દ્વારા થતી જે કર્મો છે એનો યોગ એટલે મારી સાથે એને જોડવું તાત્પર્ય છે કે ભગવત સંબંધી ચેષ્ટા જે કરી રહે છે અને પાછો એ પણ અસક્ત હસન સ્વસુખાભિલાષા ભાવે ન મત સુખાર્થમેવ આ બધું કરવામાં જેને એટલે પ્રભુ સંબંધી કાર્યો કરવામાં જેને પોતાના સુખની અભિલાષા નથી પરંતુ પ્રભુ સુખની અભિલાષા છે એવી રીતે જે કર્મયોગને નો આરંભ કરે છે સ વિશિષ્ટ છે તે વિશિષ્ટો ભવતી ઉત્તમો ભવતી એને ઉત્તમ કહેવાયો છે એટલે નો સંયમ કરીને મનથી વિષયોનું સ્મરણ કરનારો એ મૂળાત્મા મિથ્યાચારી કહેવાય છે પરંતુ ઇન્દ્રિયોને મનથી સંયમમાં રાખે એટલે આંતરત્યાગ બાહ્ય ત્યાગ નહીં આંતરત્યાગ પૂર્વક બાહ્ય કર્મનું આચરણ પણ ભગવદર એને અહીંયા શ્રેષ્ઠ કહ્યો છે અહીંયા જેમ સાંખ્ય અને યોગ કયો છે એને આપણે ત્યાં ઘણા બધા નામોથી કર્મ માર્ગ જ્ઞાન માર્ગ તે રીતે પણ કહેવાય છે પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ સે રીતે પણ કહેવાય છે તો જરાક પણ ત્યાગ વૈરાગ્ય ની ભાવના વાળો કોઈ વ્યક્તિ હોય તો એનો ઝોક તરત નિવૃત્તિ ધર્મ ઉપર ચાલી જાય અચ્છા અચ્છા છોડો છોડો છોડો છોડો એ ઓળો ગણો પણ જે રાજસ મનોવૃત્તિ વાળો વ્યક્તિ હોય તો એના મનમાં એમ થાય કે નહીં કરો જ કરો કરો જ કરો કરો જ કરો જેમ અહરહમ સંધ્યા ઉપાસિત યાવત જીવમ અગ્નિહોત્રમ જુભુયા આવા શાસ્ત્ર વચનો છે કે પ્રતિદિન સંધ્યાવંદન કરવું જોઈએ જ્યાં જીવે સુધી ત્યાં સુધી અગ્નિહોત્ર કરે એવી રીતે નિતિક કે કર્મના જેટલા પણ વિધાયક શાસ્ત્ર વચનો છે એને સાંભળતાની સાથે જે પ્રવૃત્તિ માર્ગી છે એવો જે અધિકારી છે એના મનમાં એમ થાય કે આ સંન્યાસ સંન્યાસ તો બધી એમ જે નિર્બલ છે અશક્ત છે એવા લોકો માટેની વાતો છે વસ્તુત તો શાસ્ત્રનું તાત્પર્ય કર્મમાં જ છે અને યાવત યાવદેવ વિરહે તાવદેવ પ્રવૃજેત આવી જાતના જે વિધાનો છે શાસ્ત્રના તો એ ત્યાગ વૈરાગ્યના વિધાનો સાંભળીને થોડી ઘણી પણ જેના અંદર નિવૃત્તિ માર્ગી નિષ્ઠા હોય એ સમગ્ર શાસ્ત્રનો નિચોડ છે એ નિવૃત્તિમાં કે સંન્યાસ કે ત્યાગમાં કાઢવાનો વિચાર કરે પણ ભગવાન કહી રહ્યા છે કે જેને જે પણ કહેવામાં આવ્યું છે એ અધિકાર અનુસાર અને એની કક્ષાની દ્રષ્ટિથી કહેવામાં આવ્યું છે જેનો અધિકાર છે એનો પણ જો અવસ્થા નથી એના માટેની તો એના માટે નથી કહેવાયું જેમ ભક્તિવર્ધિનીમાં ત્યાગા શ્રવણ કીર્તના થયા પછી પણ જેનો બીજ ભાવ દ્રઢ નથી તો એને ત્યાગ ન કરીને એને ગ્રહસ્થિત્વા સ્વધર્મત કે ભગવદીનો સંગ કે તીર્થવાસ વગેરે કહ્યું છે તે રીતે અધિકાર હોવા છતાં પણ જો કક્ષા કે સાધન એની અવસ્થા નથી તો એ એના માટે એ વચન પ્રસક્ત નથી થતું એવો એનો આશય છે યસ્માત લૌકિક ફલાદ્યર્થ કર્મ કરતુ ન ફલમ અલૌકિકમ મદર્થમ કર્મ કરતુ ઉત્તમમ ફલમ અત મદર્થમ નિયતમ કર્મ કુરુ ઇત્યાહ એટલે આગળ જે મનથી વિષયોનું સ્મરણ કરતો રહે અને કેવલ ઇન્દ્રિયોથી કર્મ ન કરે એને જે મિથ્યાચારી કયો તો એનાથી ઉત્તમ એ છે કે જે મનથી ઇન્દ્રિયો ઉપર સંયમ રાખે એટલે એને પોતાના વિષયો તરફ ન જવા દે અને કર્મ કરતો રહે ભગવદાર્થે એને ઉત્તમ કહ્યો છે એનો અહીંયા તારતમ્ય બતાવતા આગળ એનું કર્તવ્ય બતાવી રહ્યા છે કે યસ્માદ કેમ કે લૌકિક ફલોની પ્રાપ્તિના માટે જે કર્મ કરે છે એને ન અલૌકિકમ ફલમ એને કોઈ અલૌકિક ફલ પ્રાપ્ત નથી થતું એની સામે મદર્થમ કર્મ કરતું હું ઉત્તમમ ફલમ પ્રભુના માટે જે કર્મ કરે છે એને ઉત્તમ ફલ પ્રાપ્ત થાય છે તેથી અર્જુનને કહી રહ્યા છે કે અતઃ ત્વમ મદર્થમ નિયતમ કર્મ કરું તું મારા માટે નિયત કર્મને કર इति आह नियतम कुरु कर्मत्व कर्मज्यायो य कर्मण शरीर यात्रा पिछते न प्रसिद्धे अकर्मण एटले अर्जुन ने संबोधी ने कही रहा है कि नियतम कर्म कुरु तू नियत कर्म कर ही केम के अकर्मण કર્મ નહીં કરવા કરતા કર્મ જ્યાય કર્મ કરવું એ શ્રેષ્ઠ છે અને અકર્મણ તે શરીર યાત્રાપી ન પ્રસિદ્ધે કદાચ તારા મનમાં ક્ષણવાર માટે કર્મ નહીં કરવાની ભાવના પણ આવી ગઈ હોય તો ભગવાન કહી રહ્યા છે કે કર્મ કર્યા વિના તારી દેહ યાત્રા પણ સિદ્ધ નહીં થાય કેમ નહીં કશ્ચિત જાતું તિષ્ઠત્ય કર્મકૃત કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રાણી અગર જીવિત છે તો એ કર્મરહિત જીવન જીવી નથી શકતો એ પોતાના સંકલ્પિત કર્મ કદાચ ન કરે તો પ્રકૃતિથી પરવશ થઈને પણ એને કર્મ તો કરવા જ પડશે તો એટલે કહી રહ્યા છે કે તું કર્મ નિયત કર્મ કર અને ભગવદ અર્થ કર્મ કર એ હવે સમજાવી રહ્યા છે કે તમ નિયતં કર્મકુરૂ નિયત એટલે નિત્યમ મત્ સેવા દિલ્પમ નિત્ય ભગવ સેવા રૂપ કર્મ સુ કર ઔર્વક્ત ન્યાયન મદાર્થંવા આગળ કહ્યું ને કે लौकिक फल प्राप्ति માટે તેવી રીતે નહીં પરંતુ भगवdart कर्म कर यतो अकर्मणः કર્મ ધ્યાય કર્મ નહીં કરવા કરતા કર્મ કરવું એ શ્રેષ્ઠ છે અકર્મણનો મતલબ કેવલ કર્મ ત્યાગ કરતું જ્ઞાનવત પ્રકાશાત કર્મ મત્સેવાદી રૂપમ ધ્યાય કેટલા જ્ઞાનીઓ એવા છે કે જે કેવલ કર્મ ત્યાગ કરતું કેવલ એ કર્મનો જ ત્યાગ કરે છે એના કરતા કર્મજ્યાય મત્સ્યવાદી રૂપમ અધિકતરમ તો એવા જ્ઞાનીઓ કે જે જ્ઞાનીઓને કર્મથી વેર છે અને કર્મના ત્યાગનો જ કોઈને કોઈ નિમિત્ત શોધીને એને કર્મ છોડી રહ્યા છે એની તુલનામાં ભગવત સેવારૂપ કર્મ છે એ આનાથી ઉત્તમ છે અધિક છે કિંચ ઓર તે શરીર યાત્રા એટલે તારી જે શરીર યાત્રા છે અર્જુનના સંબંધમાં કહી રહ્યા છે કે તે મદર્થમ મતક્રીડાર્થમ ગ્રહિત શરીરસ્ય તારી શરીર યાત્રા એવું કહીને ભગવાન એમ કહી રહ્યા છે કે તારો તો જન્મ જ મારી ક્રીડા માટે થયો છે એટલે મારી ક્રીડામાં ભાગ લેવા માટે લીલા કાર્યને સંપન્ન કરવા માટે થયેલો છે એના માટે તે દેહ ધારણ કર્યું છે તો તારા માટે તો એ સર્વથા કર્તવ્યરૂપ છે કર્મનો ત્યાગ કરવા કરતા પણ જે પ્રયોજનથી તારી સૃષ્ટિ આ લીલામાં થઈ છે એ પ્રયોજનની પૂર્તિ જેનાથી પણ થઈ શકે તે પ્રકારનું કર્મ તારે કરવું જોઈએ એટલે મદર્થમ મારા માટે એટલે મત ક્રીડાર્થમ મારી ક્રિયા માટે ગ્રહિત શરીર તેના માટે શરીર ગ્રહણ કરેલું છે તો એની શરીર યાત્રા ग्रहित शरीर कार्य शरीर यात्रा एट प्रयोजन शरीर धारण कर शरीर कार्य है अकर्मण न सिद्धि कर्म नहीं करवा सिद्ध नहीं थे अकर्मण एट नहीं करवा सेवादि रहित ज्ञान मार्गेण प्रपन्न से प्रकर्षेण न सिद्धे न सेवा रहित જ્ઞાન માર્ગમાં જેવી રીતે કોઈ શરણાગત હોય જ્ઞાન માર્ગી પણ એવો હોય છે જે સર્વ કંઈ પણ છોડીને નૈષ્કર્મ કરી અને ભગવત શરણાગત થઈ જતો હોય જેમ ભગવાન કે જ્ઞાની ચેત ભજતે કૃષ્ણમ તત્માન નાસ્ત્યધિક પર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે એવી રીતે કોઈ જ્ઞાની પણ હોઈ શકે કે જે ભગવત સેવા આદિ ગુણો પણ ત્યાગ કરી અને કેવલ વલ્લભ ભગવત શરણાગત થઈ જતો હોય તો એનાથી તારા જેવો જે જીવ છે કે જેનો ભગવત લીલા માટે કે ભગવત લીલાના કાર્યને સિદ્ધ કરવા માટે જેને શરીર પ્રદાન કરવામાં આવ્યું છે એનાથી આ સિદ્ધ નહીં થઈ શકે એટલે તારી શરીર યાત્રા એમ સિદ્ધ નહીં થાય જ્ઞાન માર્ગો પી જ્ઞાન માર્ગમાં પણ જ્ઞાન પ્રાપ્તિ પર્યંતમ શરીરાપેક્ષા અસ્તી જ્ઞાન જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી તો શરીરની આવશ્યકતા રહે જ છે તદનંતરુ ન અપેક્ષા ભક્તિ માર્ગવત જ્ઞાન સિદ્ધ થયા પછી શરીરની અપેક્ષા નથી ભક્તિ માર્ગની જેમ અક્ષણવતામ ફલમદમ ઇતિ ન્યાયના ફલમિદમ એટલે ભક્તિ માર્ગમાં પણ એવું છે કે જ્યાં સુધી ભક્તિ સિદ્ધ નથી થતી ત્યાં સુધી તો જે કંઈ પણ દેહ સંઘાત એને પ્રાપ્ત થયો છે ભક્તને એ બધાનો કોઈને કોઈ રીતે લોકમાંથી નિગ્રહ કરીને એને પ્રભુ સંબંધી કાર્યની અંદર જોડવું એ આવશ્યક રહે જ છે પ્રૌઢ ભક્તિ સિદ્ધ થઈ જાય તે પછી જુદી વાત છે કે એવું અનુસંધાન ઇતર વિષયોનું રહી ન જાય અને તે પછી એ આંતર ભજનમાં ભક્ત છે એ રમમાણ થઈ જાય તો તે પણ એવી જ અવસ્થા છે જ્ઞાન માર્ગીની સિદ્ધાવસ્થાની જેવી ત્યારે પછી શરીર કે શરીરના ધર્મોની કોઈ આવશ્યકતા થઈ નથી જતી જેમ ત્યાં ભાગવતમાં એમ કહ્યું છે કે અક્ષણવતામ ફલમ એદમ એટલે પ્રભુને અગર જોવા નથી તો આંખો નકામી છે અને જો ભક્તને આંખો પ્રાપ્ત થઈ છે તો એ આંખો નો વિષય ભગવાન ન બને તો એ આખું વિવ્યત છે આંખોનું ફલ ભગવાન છે એમ સકલ ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોની સાર્થકતા એના ભગવત વિનિયોગમાં છે એ ભક્તિનું ફલ છે કે ભક્તના માટે એ ફલ છે જ્યાં સુધી શરીર પ્રાપ્ત છે તો એ શરીર ઇન્દ્રિયોનો વિનિયોગ પ્રભુમાં થાય એમાં જ એની સાર્થકતા છે તસ્માત सर्वात्मना सेन्द्रिय शरीर कार्य सिद्धौ प्रकर्ष इति भाव તેથી દરેક રીતે સેન્દ્રિય શરીર ઇન્દ્રિય સહિત શરીરના જે કાર્યો છે એ ભગવત કાર્યમાં એનો ઉપયોગ થાય તો એનો પ્રકર્ષ છે એમાં એની ઉત્તમતા છે अत एव वियोगक्लेशादिरससिद्ध्यर्थं शरीरपदम् ઉત્તમ આત્માથી કદાચ વિયોગની તીવ્રતાનો અનુભવ એટલો બધો ન પણ થાય પણ શરીરથી થાય એટલે અહીંયા શરીર પદનો પ્રયોગ કર્યો છે શરીર યાત્રા તારી સિદ્ધ નહીં થાય એટલે ભક્ત શરીર તને જે પ્રાપ્ત થયું છે એમાં એનો અગર ભગવત કાર્યમાં ઉપયોગ નહીં થાય તો ભગવત સંયોગ સિદ્ધ નહીં થાય અને તે સ્થિતિમાં જો એ રીતે નહીં થાય તો વિયોગનો પણ અહીંયા ક્લેશ વગેરેનો અનુભવ તારે તને થઈ નહીં શકે એ અભિપ્રાયથી અહીંયા શરીર યાત્રાપી એમાં શરીર પદનો પ્રયોગ કર્યો અહીંયા થોડો વ્યાખ્યા કારણે પાછો ભક્તિનો હવે આગળ કહી રહ્યા છે કર્માકરણમ પૂર્વમ કથમ ઉત્તમ હેલો હા બોલો એકદમ સ્લો થઈ ગયો એકદમ ધીરે ધીરે આવી રહ્યો છે જેજે આપનો અવાજ બરાબર નથી આવી રહ્યો અત્યારે એકદમ સ્લો થઈ ગયો જેજે આપનો અવાજ હમ નહીં બરાબર બિલકુલ અવાજ નથી આવતો મન લાગે છે કે હવે કદાચ સારું આવશે વાત હા વચ્ચે કોઈનો ફોન આવી ગયો ને એટલે ડિસ્ટર્બન્સ થઈ ગયું હા હા નનુ એવમ ચેત તદા કર્માકરણમ પૂર્વમ કથમ ઉત્તમ એટલે અહીંયા જે હવે નિરૂપણ કર્યું કે આ રીતે મનથી ઇન્દ્રિયોને સંયત કરીને અને કર્મેન્દ્રિયો દ્વારા પોતાના સુખની અભિલાષા રાખ્યા વિના ભગવત સંબંધી કાર્યને કર આવું જો અભિલષિત હતું તો આ પૂર્વે જે અમુક એ વાત કહેવામાં આવી કે પછી કર્મ કરવું નહીં જોઈએ તો એ કર્મ નહીં કરવા કે કર્મ ત્યાગના સંબંધમાં વિધાનો શા માટે કરવામાં આવ્યા તો એ પ્રશ્નનું અહીંયા સમાધાન કરી રહ્યા છે કે ભાઈ કયા કર્મ કરવા કયા ન કરવા કઈ રીતે કર્મ કરવા કઈ દૃષ્ટિથી કર્મનો ત્યાગ કરવો અથવા કર્મમાં કઈ ભાવનાનો ત્યાગ કરવો આ બધા વસ્તુઓ અહીંયા વિચારણીય રહે છે તો એ કહી રહ્યા છે કે યજ્ઞાર્થાત કર્મણો ન્યસ્ત લોકોયમ કર્મબંધન તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ્રહ સમાચર યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર એટલે યજ્ઞના માટે થતા જે કર્મ છે તે સિવાય અન્ય કર્મો એ લોકને બંધનકારી છે એમ લોકો કર્મ બંધના તેના માટે આ લોભ છે મનુષ્ય છે કર્મના બંધનથી બંધાય છે એટલે મુક્ત સંગ્રહ તદર્થમ કર્મ સમાચર મુક્ત સંગ થઈને એટલે સંગથી મુક્ત થઈને તદર્થ એટલે ભગવદ કર્મનું આચરણ કરવું જોઈએ એ આમાં આશય હતો જે વિષયમાં કર્મ નહીં કરવાનું કહ્યું હતું તો એ કયા પ્રકારના કર્મ કઈ ભાવનાથી કર્મ ન કરવું એ વાતને તું સમજ્યો નહીં એટલે તારા મનમાં આવી આકાંક્ષા થઈ છે કે અન્યત્ર મત્સેવા તો અન્યત્ર કર્મ માર્ગે કર્મ બંધન અયમ લોક એટલે ભગવત કાર્ય થી અન્યત્ર એટલે પ્રભુ માટે નહીં પરંતુ કોઈ અન્ય દ્રષ્ટિથી લૌકિક પારલૌકિક ફળની પ્રાપ્તિની આકાંક્ષાથી જો કર્મ કરવામાં આવે છે તો એ જે છે એ કર્મ મનુષ્યને બંધન કરનારા સિદ્ધ થાય છે એટલે શાસ્ત્રમાં એમ કહ્યું છે કે કર્મણો યજ્ઞાર્થાત કર્મો જે છે એ યજ્ઞાર્થ છે એટલે સ્વર્ગાર્થ કે મનુષ્યના કોઈ પશુપુત્ર આદિ લૌકિક ફલભોગાર્થ એમ નહીં પરંતુ જે કંઈ કર્મ છે તે યજ્ઞાર્થ છે યજ્ઞાર્થનો મતલબ ભગવદ છે યજ્ઞો હોય વિષ્ણુ હો એમ વેદ કહે છે કર્મ કાર્યમ ઇતિ ન મત્ફલકમ ઇતિ મયા બંધકત્વાત સત્યાગ ઉક્ત તો જે યજ્ઞાર્થ કર્મ છે એ તો મનુષ્યને બંધનકારી નથી હોતા એ તો એના મોચક હોય છે તેનાથી ભિન્ન જે કર્મો છે એનું તો એ કર્મોનું ફલ ક્યારે પણ ભગવત પ્રાપ્તિરૂપ હોતું નથી એનાથી તો બંધન થાય છે મનુષ્યને એટલે એ પ્રકારના કર્મોનો ત્યાગ કહેવામાં આવ્યો છે યત તત્કર્મ બંધકમ કેમ કે બંધન કરનારા છે અત તત્યક્વા એવા પ્રકારના જે બંધનકારી કર્મો છે એને છોડીને કર્મ ગુરુ મુક્ત કર એટલા માટે કહ્યું તદર્થમ કર્મ કૌંસેય મુક્ત સંગત સમાચર તદર્થ એટલે યજ્ઞાર્થ એ યજ્ઞાર્થ કર્મ કર મુક્ત સંગ હસન એટલે ફલાશક્તિ ઇત્યાદિને છોડીને મત સેવારૂપમ કર્મ સમાચર મારી સેવારૂપ જે કર્મ છે એને તું સમ્યક પ્રકારેણ ગુરુ સારી રીતે કર અહીંયા એક વિષયને થોડો વિરામ મળી રહ્યો છે મને એમ લાગે છે કે અહીંયા આ વિષયને આપણે અહીંયા બાકી બાકીનો વિષય કાલે કરીશું કોઈને આમાં કંઈ પ્રશ્ન હોય તો ક્વેશ્ચન આન્સર મોડમાં હું રાખી રહ્યો છું સાર્થિક કરજો એટલે મને ખબર પડશે કે તમને પૂછવું છે પછી તમને બીજું કંઈ કરવાની જરૂર નથી જેમને કંઈ પૂછવું હોય તો સ્ટાર સિક્સ કરી શકું હા હા અહીંયા જે કર્મની આ જે છે તે ભક્તિ માર્ગીય કર્મો કરવા માટે એટલે પ્રભુ સંબંધિત કર્મો કરવા માટે ઉત્તમ કીધું અને એ જે આગળ કીધું ને કે મિથ્યાચારી જે કર્મેન્દ્રિય કર્મેન્દ્રિયનો સંયમ એટલે એ બધું તો પોતાના અર્થે જે બધું કરતા હોય એના માટે છે ને આપણે પ્રભુ સંબંધિત કરતા હોય એના માટે નથી ને આ વસ્તુ બધી એટલે કોઈ બી કર્મ આપણે કરતા હોઈએ આમાં કીધું ને ભગવત સંબંધિત કર્મ કરવાના તો ભગવત સંબંધિત આપણે કર્મ કરી રહ્યા છે તો એ તો આપણે મનથી આપણે કોઈ બી કર્મ ને આપણે પ્રભુ સંબંધિત જોડીએ તો કેવી રીતે ખબર પડે કે આ કર્મ એટલે કર્મને કેવી રીતે સમજવાનું હતું થોડો ખ્યાલ નથી આવતો જોઈએ એટલે કર્મના જે પ્રકાર છે એમાં કેટલાક કર્મ તો એવા છે કે જે મનુષ્ય સ્વભાવથી કરે છે કેટલાક કર્મો મનુષ્ય પ્રભાવથી કરે છે જેમ શ્વાસ વગેરે આપણે લેતા હોઈએ તો એમાં એ તો આપણો અસ્તિત્વને ટકાવવા માટે અનિવાર્ય છે કોઈની પ્રેરણાની પણ એમાં આવશ્યકતા નથી પણ જો આપણે એક દાદરો ચડીને પણ હાંફી જતા હોઈએ કે જરાક ઝડપથી પગલા લેતાની સાથે શ્વાસ ચડી જતો હોય તો આપણને એમ કહેવામાં આવે કે ભાઈ તમે આ ફેફસાને કસરત સારી નથી આપી રહ્યા એનો પૂરો ઉપયોગ નથી કરી રહ્યા એટલે તમને એ તકલીફ આપે છે તમે ઊંડા શ્વાસ લેવાનો અભ્યાસ કરો હવે તે સ્થિતિમાં જે નૈસર્ગિક રીતે થતી કે સ્વભાવથી થતી ક્રિયા છે એને આપણે થોડો આયાસ પ્રયાસથી પ્રાણાયામના રૂપમાં કરતા થઈએ તો એ અલગ જાતનું કર્મ છે હવે આ જે છે એ પોતાના આરોગ્યની દ્રષ્ટિથી કરવામાં આવતા શ્વાસોચ્છ્વાસ છે પણ એ જ પ્રાણાયામને શાસ્ત્ર જયારે એમ કે હવે તમે સંધ્યાવંદન કરવા બેસો છો તો આચમન કરીને પ્રાણાયામ કરો તો તે વખતે જયારે આપણે પ્રાણાયામ કરીશું એને આરોગ્યની સાથે કે આપણા શરીર યાત્રાના નિર્વાહ સાથે કઈ લેવા દેવા નથી એ પ્રાણાયામ છે તો શાસ્ત્રના આદેશથી કરી રહ્યા છીએ તો એ શાસ્ત્ર નિયત કર્મ થયું શાસ્ત્ર નિયત કર્મમાં પણ કેટલાક વિધાન આપણા જેમ પ્રાણાયામના દ્રષ્ટાંતને લઈને ચાલીએ તો નિત્ય પ્રાણાયામ હોય નૈમિતિક પ્રાણાયામ હોય પ્રાયશ્ચિત રૂપ પણ હોય અને સકામ પણ હોઈ શકે તો અમુક પ્રકારના મંત્ર ઉચ્ચાર મંત્રના ઉચ્ચાર પૂર્વક કોઈ પ્રાણાયામ શાસ્ત્ર બતાવતું હોય તો એ સકામ પણ હોઈ શકે હવે જે કર્મને આપણે આપણા સ્વભાવથી કરી રહ્યા હોઈએ એ જ કર્મનું શાસ્ત્રીય રૂપ પણ કોઈ હોઈ શકે છે શાસ્ત્રીય રૂપમાં કોઈ જાતનું કર્મબંધન પેદા ન થાય તેવું નિર્દોષ રૂપ પણ હોઈ શકે અને સકામરા રૂપમાં કરવામાં આવે તો એનું કોઈ બંધનકારી રૂપ પણ હોઈ શકે છે એમ કર્મના જે છે એ રેન્જ બહુ લાંબી છે ભગવાન અહિયાં એમ કઈ આજ્ઞા કરી રહ્યા છે કે જે ભગવાને એમ આજ્ઞા કરી પાંચમા શ્લોકમાં કે નહીં કચ્છિત क्षणमपि जातु तिष्ठत्य कर्म कृत કાર્યતે યવશઃ કર્મ સર્વૈ પ્રકૃતિજેર્ગુણૈ એક ક્ષણ પણ કોઈ પણ પ્રાણી કર્મ વગર રહી શકતું નથી સંકલ્પ કરે તો પણ પ્રકૃતિ એને કર્મ કરાવ્યા વગર રહેશે નહીં તો એ જે કર્મ છે એમાં તો આપણે શું કરી શકવાના છીએ પણ એટલા કર્મ માત્રથી કોઈ એ કર્મ કોઈ શ્રેય સાધક સિદ્ધ નહીં થાય એ કર્મથી શું થશે બહુ તો કે જેમ અન્ય પશુઓ પક્ષીઓ જેમ પોતાનું જીવન વિતાવે છે એવી રીતે આપણું પણ જીવન વીતતું રહેશે આપણને અગર આપણા જે પ્રાકૃતિક સ્તર છે એનાથી ઉપરના સ્તરે પહોંચવું હશે તો શાસ્ત્ર દ્વારા નિયત કોઈ કર્મને કરવા પડશે એમાં પ્રવૃત્તિ માર્ગ હશે તો તદનુસાર નિવૃત્તિ માર્ગ હશે તો તદનુસાર કર્મ કરવાના થશે એનાથી ઉત્તમ અધિકાર હશે તો ભગવત સંબંધી કોઈ કર્મ કરવાનું થશે તો નિયતમ કુરુ કર્મત્વ કર્મ યકર્મણ નિયત કર્મને કરવા જોઈએ આ એક વાત બતાવી હવે નિયત જે છે એ માર્ગ ભેદથી અધિકાર ભેદથી દરેકના માટે જુદા જુદા થશે ભક્તિ માર્ગના માટે પણ ભક્તિ માર્ગીય નિયત કર્મો પણ હશે અને સાથે સાથે પોતાની વર્ણાશ્રમ ધર્મની મર્યાદા અનુસાર પણ કોઈને કોઈ નિયત કર્મ હશે એવી રીતે મનુષ્યની જે મર્યાદા છે તેના અનુસાર પણ કોઈ નિયત કર્મ રહે છે જે શાસ્ત્ર અને ભક્તિ માર્ગથી પણ કદાચ સ્વતંત્ર અતિરિક્ત હોય તો મુખ્ય રૂપથી મનુષ્યનો ભક્તિમાર્ગી છે તો એનો ઉદ્ધારક ભક્તિમાર્ગીય નિયત કર્મ થશે પણ ભક્તિમાર્ગીય નિયત કર્મને જાળવી રાખવા માટે જે પ્રાકૃતિક સ્તર ઉપર અને શાસ્ત્રીય જે અધિકાર પ્રાપ્ત છે તે સ્તર ઉપર એને પણ નિભાવવા તો પડશે ને પડશે એટલે પ્રકૃતિ વિરુદ્ધ તો આપણે પણ નહીં જઈ શકીએ એ તો આપણો મેકઅપ છે એટલે આપણો જે અસ્તિત્વ છે એને ટકાવનારી એ વસ્તુ છે તો પ્રકૃતિથી વિરુદ્ધ નહીં જઈ શકીએ તે જ રીતે શાસ્ત્ર મર્યાદાની વિરુદ્ધ પણ નહીં જઈ શકીએ કેમ કે અન્યથા ભક્તિમાં પણ એ પ્રતિબંધક બનશે ભક્તિ માર્ગી ફળની સિદ્ધિમાં પણ તો ભગવાન અહીંયા એ આજ્ઞા કહી રહ્યા છે કે મુક્ત સંગ થઈને એને તું કર્મનું આચરણ કર ભગવદ કર્મ કર એ મુક્ત સંગતા જે છે એ અનાસક્તિ છે કે ફલા શક્તિનો અભાવ છે એ રૂપમાં અહીંયા આપણે સમજી શકીએ કે જેમ કોઈ નાનામાં નાનું કર્મ પણ હોય શાસ્ત્રમાં તો એ કર્મ ફલરહિત શાસ્ત્ર કોઈ પણ બતાવતું નથી જે અત્યંત નિષ્કામ જણાતા કર્મો છે એનું પણ કોઈને કોઈ તો ફલ હોય જ છે અફલ કર્મ કદી પણ હોતું નથી હવે શાસ્ત્ર તો આપણને આદેશ કરે છે એ જેમ કર્મ માર્ગીને કરે છે કે જ્ઞાન માર્ગીને કરે છે તેમ ભક્તિ માર્ગીને પણ શાસ્ત્ર કોઈ આદેશ કરે છે તમે પણ આ કર્મ કરો હવે એ નિયત કર્મ હોવા છતાં પણ કોઈને કોઈ ફલને પેદા કરે છે પણ એ ફલની અંદર આપણી આસક્તિ નો ભાવ હોય અને આપણે કર્મ જો કરતા હોઈએ તો એ નિત્ય કર્મ હશે તો પણ બંધનકારી થઈ જશે જેમ આપણે ત્યાં પૃથ્વી માર્ગમાં મંત્ર જપ છે આપણે દીક્ષાનો એ નિત્ય કર્તવ્ય છે અને એ કર્તવ્યનું કોઈ એવું લૌકિક પારલૌકિક ફલ નું વિધાન નથી કહેતા श्रीमातृजी आज्ञाकर्ति तस्मात् परात्मना नित्यं શ્રીકૃષ્ણ મમ વદંતિરેવ સતતમ તો એ નિત્ય એનો જપ છે પણ માની લો એ નિત્ય કર્મની અંદર ભક્તિ માર્ગની અંદર કોઈ એમાં પણ શ્રીની ના ઉચ્ચારથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય ને ગુરુના ઉચ્ચારથી ઐશ્વર્યની પ્રાપ્તિ થાય ને એમ કરીને કોઈ એને પણ ફલાશક્તિથી કરવા લાગે તો એ અષ્ટાક્ષર પણ એને ફરી પાછું અન્ય કોઈ સાધારણ શાસ્ત્રીય મંત્રની માફક જ લૌકિક ફલ આપનારું એક સાધન બની જાય તો ફલાશક્તિ છે એ ત્યાં પણ છોડવી રહી તો અર્જુનને ભગવાન અહીંયા એ સંદર્ભમાં આજ્ઞા કરી રહ્યા છે આપણા માટે આમાં કદાચ કંઈ હોય કે ન હોય પણ આપણે કર્તવ્ય ઉદ્દેશ તો આમાંથી આપણે કાઢી શકીએ છીએ કે જે કંઈ પણ કર્મ શાસ્ત્રમાં કહ્યા છે એ યજ્ઞાર્થ છે યજ્ઞાર્થ એટલે ભગવદ અર્થ છે બાકી ભગવદ અર્થ ન કરી અને બીજા અન્ય કોઈ પણ પ્રયોજનથી કોઈ પણ કર્મ શાસ્ત્ર કરવામાં આવશે તો એ બંધનકારી થશે એટલે એવા કર્મબંધનને પેદા કરનારા જે કર્મો છે કે એવી મનોભાવ છે એને એનાથી મુક્ત થઈને તું યજ્ઞાર્થ કર્મ કર એટલે ભગવદ અર્થકાર કરો એવો આશય અહીંયા ભગવાનનો ઠીક છે દીદી એટલે જે આમાં મુખ્ય તો ફલા ફલાશક્તિ રહિત કર્મનું કરવાનું કહ્યું છે કે પ્રભુને યજ્ઞાત્મક કરો આપણે જે ભક્તિ માર્ગે પુષ્ટિ માર્ગે રીતે જઈએ તો આપણે કોઈ પણ વસ્તુ વ્યક્તિ અને ક્રિયા આપણે એક વખત સમજાવે તે પ્રમાણે ત્રણે ત્રણ નું આપણે સમર્પણ કરવાનું છે તો ક્રિયા કર્મનું પણ આપણે સમર્પણ કરીએ છીએ તો એ સમર્પણમાં આપણે પ્રભુ સંબંધિત કરી રહ્યા છે એવી ભાવનાથી કરીએ તો સમર્પિત થઈ ગયું કર્મ એવું ક્રિયા સમર્પિત થઈ ગયું એવું કહેવાય એટલે આ બરાબર છે પણ આપણા પુષ્ટિ માર્ગીય જે આપણે સમર્પણની ભાવનાથી કોઈ પણ વસ્તુ ક્રિયા અને વ્યક્તિનો સમર્પણ આપણે જે પ્રભુને કરવાનું હોય છે તો એમાં ક્રિયાને જે સમર્પિત કરીએ તો એમાં આપણે ભાવના થી કરીએ એટલે એમાં પ્રભુ કૃપા થી આપણા જે એને એ રીતે કરવું હશે તો એ જે શાસ્ત્રની કે લોકની ને તો એ નહીં જ તોડે કારણ કે ભગવદ અર્થ કરી રહ્યો છે પણ એ ભગવદ અર્થ કરી રહ્યો છે કરવા માટે એની પ્રોસેસ એટલે મનથી એ ક્રિયાને કે કર્મ ને જોડી દેવાનું પ્રભુ સાથે કે પછી એટલે એવું કેવી રીતે થાય સ્ટાર્ટિંગમાં વિચારવાનું એવી રીતનું હોય એટલે એવું છે કે કેટલીક કેટલાક કાર્યો કે વ્યવહારો એના સંબંધમાં આત્મનિવેદનના સમયમાં આપણે જે પ્રભુને વિજ્ઞાપન કર્યું છે તેના માત્રથી એ બધા વ્યવહારો કે કાર્યો પ્રભુને સમર્પિત થઈ ગયા ગણાય એનું પછી પ્રતિદિન અનુસંધાન પ્રભુને કરાવવું કે એનો ઉચ્ચાર કરવો આપણા માટે જરૂરી નથી રહેતું કેટલાક કાર્યો એવા છે કે એ કાર્યોને આપણે પ્રતિદિન સ્મરણ કરીએ અને એના સમર્પણનું અનુસંધાન કરીએ કે આજ્ઞા લઈએ દાખલા તરીકે આપણને ચરણ સ્પર્શ કરવા છે તો રોજ આપણે ચરણ સ્પર્શ કરીએ જ્યારે પણ કરીએ ત્યારે આજ્ઞા લઈને કરીએ માલાજી આપણે ધરાવ્યા ધરાવતી વખતે આજ્ઞા લેવાની પરિપાટી નથી પણ વડા કરતી વખતે વગર આજ્ઞા લઈએ લઈએ તે આપણે વડા ન કરી શકીએ ભોગ ધરતી વખતે આજ્ઞાની આવશ્યકતા નથી કાની આપણે આપીએ છીએ તરાવતી વખતે આજ્ઞા લઈને એને તરાવવાની તો એ રીતે કેટલાક વ્યવહારો એવા છે કે જે વ્યવહારો આપણે પ્રત્યેક વ્યવહાર સાથે પ્રભુની સંમતિ આજ્ઞા લેવી નિવેદન કરવું વિજ્ઞપ્તિ કરવી એ જોડાયેલા હોય છે જેમ ઘરથી ઘરે જઈએ તો દંડવત કરીને જઈએ આવીને આપણે હાજરી પુરાવીએ એ જેમ લોકમાં વડીલો શિષ્ટજનોમાં જે વ્યવહાર છે તેવો વ્યવહાર આપણા ઘરમાં પ્રભુ વિરાજતા હોય તો પ્રભુ સાથે પણ આપણો હોય છે પણ બધા વ્યવહારમાં નાની નાની બાબતમાં જેમ નાના છોકરાઓ મમ્મી આમ કરું આમ કરું એમ કે તો આપણને એમ થાય કે માથું ખાય છે એ રીતે એમ નાના બાળકની જેમ એવો વ્યવહાર પ્રભુના સંબંધમાં સમર્પણના સંબંધમાં કરવો એવું ક્યાંય જોયું નથી હા જી એટલે સિદ્ધાંત રહસ્યમાં જે સેવકાનામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધિથી એ કહ્યું છે કેટલાક વ્યવહારોમાં સામે ઉપલબ્ધ હોય તો કરતા પૂર્વ ન ઉપલબ્ધ હોય તો કર્યા પછી નિવેદન કરી દેવાનું એ જે લોકમર્યાદા છે તે એ દૃષ્ટાંત માટે જ આપવામાં આવેલી છે એ રીતે સમજીને કરવું જોઈએ સારું તો હવે બીજા કોઈને ન હોય તો અહીંયા विराम करिए ठीक है तो पिछली क्लास में हमने प्रमाण शास्त्र का विषय देखा था आज सामान्य धर्म सामान्य धर्म का टॉपिक स्टार्ट कर रहे हैं हाँ जो ही मितेश कोई करो तुम लोग वहां से स्टार सिर्फ दबा के और फिर बोलना आदिपुर से जूही करो स्टार सिक्स करके बोलोगे तो सुनाई देगा मुझे राजा आवाज आ रही है हाँ आ रही है राजा हाँ करो સામાન્ય ધર્મ શરીર અને આત્મા જેમ બે જુદા જુદા છે તેમ ધર્મના પણ બે પ્રકાર હોય છે પહેલો છે આત્મધર્મ જે જીવાત્માને અનુલક્ષીને છે मतलब यहाँ सामान्य धर्म का बताया कि शरीर और आत्मा वो दो अलग अलग प्रकार के दो अलग अलग हैं वैसे ही धर्म के भी दो अलग अलग प्रकार है जैसे शरीर और आत्मा अलग अलग है वैसे धर्म भी दो प्रकार के अलग अलग है उसमें से पहला धर्म ये बताया है आत्मधर्म आत्मधर्म वो है जो जीवात्मा ने अनुलक्षी मतलब जीव को जो मतलब पॉसिबल है मतलब वो उसे कर सकता है पुष्टि भक्ति जो कर्म जीव के लिए होता है उसे आत्मधर्म कहते हैं પુષ્ટિ ભક્તિ કૃષ્ણ સેવા તથા શ્રી કૃષ્ણની લીલાઓનું શ્રવણ કીર્તન સ્મરણ એ પુષ્ટિ ભક્તિ માર્ગનું આત્મધર્મ છે પુષ્ટિ માર્ગીઓનું आत्मधर्म છે फिर पुष्टि भक्ति कृष्ण से पुष्टि भक्ति बताया दूसरा धर्म वो कृष्ण सेवा है તથા મતલબ શ્રી કૃષ્ણા કી શ્રી કૃષ્ણ કી લીલાઓ ઓર ઉનકી લીલાઓ કા શ્રવણ કીર્તન સ્મરણ કરના યે જો હે વો પુષ્ટિ માર્ગીય કા આત્મ ધર્મ હે હા ઈ જો દુસરા ધર્મ પહેલો કા આત્મ ધર્મ ઉસમે આપન ને યે પઢા પુષ્ટિ ભક્તિ કા દુસરા ધર્મ હે દેહ ધર્મ સમાજ માં આપણે કઈ રીતે રહેવું શું કરવું શું ન કરવું આદી જે માં સમાજ સમજવામાં આવે છે એ દેહ ધર્મ दूसरा धर्म यहाँ बताया है देह का धर्म मतलब वहाँ पे देह के धर्म में समाज से रिलेटेड आएगा कि समाज में आ, किस तरह से रहना है क्या करना चाहिए क्या नहीं करना चाहिए वो सब जो समझ में आता है वो देह धर्म कहा जाता है આને જ બાહ્ય ધર્મ પણ કહે છે તેને વૈદિક વર્ણાશ્રમ સનાતન सनातन धर्म પણ કહેવામાં આવે છે मतलब यही देह धर्म को भी बाह्य धर्म भी कहते हैं और वैदिक वर्णाश्रम सनातन सनातन धर्म भी कहा जाता है हाँ. आजकल बोलचाल में तेने हिंदू धर्म पर कहवाए છે और आजकल मतलब जैसे लोग ऐसा जो बोलते हैं उसे हिंदू धर्म भी कहा जाता है દેહ ધર્મ નું નિરૂપણ સ્મૃતિ धर्मशास्त्र तेमज पुराणों में મળે છે देह धर्म का जो निरूपण है वो स्मृति धर्मशास्त्र और पुराणों में भी मिलता है जे स्मृति मतलब मतलब वो कोई स्मृति ग्रंथ का मतलब होता है देख अपने यहाँ मुख्य डिवीजन जो है वो इनका दो तरीके से किया जाता है एक श्रुति और दूसरा स्मृति श्रुति इक्वल्स टू वेद चारों वेद श्रुति कोटि में आते हैं और स्मृति में पुराण उपनिषद आगम तंत्र अपना जो भी वैदिक साहित्य सब आ जाता है बाकी मनुस्मृति पराशर स्मृति इस नाम से कुछ नाम से भी स्मृति ग्रंथ है उनको भी स्मृति कहा जाता है बाकी ओवरऑल अपने यहाँ दो मुख्य मतलब अगर सभी धर्मशास्त्रों का डिवीजन करें तो एक श्रुति और एक स्मृति जी जी હા એ ધર્મના પણ ફરી બે પ્રકાર હોય છે એક છે વિશેષ ધર્મ જેમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય વૈશ્ય અને શૂદ્ર એવા વર્ણો તેમજ સંન્યાસ વાનપ્રસ્થ ગૃહસ્થ અને બ્રહ્મચર્ય એવા આશ્રમોના ભેદથી તેમના કર્તવ્યો અને અકર્તવ્યો બતાવવામાં આવે છે मतलब यहाँ पे देह धर्म में भी फिर दो प्रकार दो सेक्शंस दिए गए हैं एक है विशेष धर्म जिसमें ब्राह्मण क्षत्रिय वैश्य शूद्र ये प्रकार के आते हैं और उसमें वर्ण जो है वो संन्यास वानप्रस्थ ग्रहस्थ ब्रह्मचर्य ऐसे आश्रमों के भेद और उसके क्या कर्तव्य है और क्या अकर्तव्य है मतलब क्या करना है क्या नहीं करना है वो बताया गया है तो एक पहला था देह धर्म में विशेष धर्म अब दूसरा है सामान्य धर्म સામાન્ય ધર્મ બધા માટે સમાન રૂપ કહેવામાં આવ્યા છે ધર્મના આવા ભેદો તથા ઉપભેદો આપણે નીચે જણાવેલ सारणी मुजब समझी शकाय छे मतलब दूसरा धर्म है सामान्य धर्म सामान्य धर्म मतलब वो समान रूप से सबके लिए है और उसमें धर्म के भेद बताए गए हैं और नीचे मतलब बताया गया है तो नीचे बताया गया है देह धर्म में सामान्य धर्म द्वितीय क्षमा दम अस्तेय शौच इंद्रिय निग्रह दी विद्या सत्य अक्रोध विशेष धर्म पहला है वर्ण धर्म उसमें हमने देखा ब्राह्मण क्षत्रिय वैश्य शूद्र वर्ण धर्म में ये चार सेक्शन और आश्रम धर्म मतलब जो आश्रम से जो उनको जो यहाँ आगे बताया कि जिसमें धर्म के भेद उपभेद बताए वो ब्रह्मचर्य गृहस्थ वानप्रस्थ संन्यास ये सब फिर हाँ। है आत्मधर्म तो आत्मधर्म भगवत आश्रय श्रवण कीर्तन स्मरण सेवा आत्मधर्म अपना यही है कृष्ण सेवा उसमें ठाकुर जी के लीलाओं का मतलब स्मरण कीर्तन स्मरण सेवा ये है हाँ तो हम लोग बेसिकल दो मुख्य डिविजन यहाँ समझने क्योंकि हमारे यहाँ आत्मा अलग है शरीर अलग है शरीर के संबंधी जो भी धर्म है जो शरीर के द्वारा किया जाता है या शरीर के लिए किया जाता है उसे हम देह धर्म कहते हैं जैसे हम नहाते हैं हमारे शरीर के लिए कुछ वैदिक सनातन धर्म होते हैं क्योंकि हम जैसे मैं हूँ तो स्त्री हूँ तो एज ए लेडी मुझे कुछ धर्म बताए जाते हैं कोई मेल है तो उसे कुछ धर्म बताए जाते हैं शास्त्र के द्वारा या मैं जैसे ब्राह्मण हूँ तो मुझे कुछ एज ए ब्राह्मण कर्म बताए जाते हैं एज ए क्षत्रिय किसी को ये हमारे बॉडी रिलेटेड होते हैं क्योंकि हम ब्राह्मण माता पिता की संतान है हम ब्राह्मण परिवार से हैं तो ब्राह्मण है और हमें उसके धर्म बताए जाते हैं तो इस तरीके से कुछ धर्म शरीर संबंधी होते कुछ आत्मा के लिए होते जो हमारी आत्मा की मुक्ति के लिए किए जाते आत्मा के उद्धार के लिए किया जाता है तो उनको हम आत्मधर्म कहते हैं देह धर्म फिर से दो प्रकार के होते हैं इसमें बताया जैसे एक विशेष धर्म होता है और एक सामान्य धर्म होता है विशेष धर्म का मतलब ये है कि जैसे मैं चार आश्रम और चार वर्ण रिलेटेड क्योंकि जैसे मैं ब्राह्मण हूँ तो मुझे केवल ब्राह्मण के नियम है वही एप्लीकेबल है क्षत्रिय शूद्र और वैश्य के नहीं है उसी तरह मैं अभी ब्रह्मचारी हूँ तो केवल ब्रह्मचारी के कर्तव्य मुझे करने हैं गृहस्थ के नहीं करने वानप्रस्थ के नहीं करने और संन्यास के नहीं करने मैं गृहस्थ अगर हूँ तो वानप्रस्थ सन्यास और ब्रह्मचारी के धर्म मेरे लिए नहीं है मैं शूद्र हूँ तो ब्राह्मण क्षत्रिय वैश्य के धर्म मेरे लिए नहीं है तो ये कुछ विशेष धर्म है तुम्हारी जो आइडेंटिटी है तुम्हारा जो स्टेटस है तुम जिस वर्ण और आश्रम को बिलोंग करते हो उसके हिसाब से तुम्हें अपने कर्तव्य बताए जाते हैं या धर्म से कर्तव्य संबंध है ड्यूटी सामान्य धर्म ऐसे होते हैं कि अगर तुम मनुष्य हो तुम इंसान हो तो जितने भी मनुष्य सबके लिए कुछ कॉमन धर्म होते हैं कि तुम ब्राह्मण हो क्षत्रिय हो वैश्य शूद्र हो ब्रह्मचारी हो गृहस्थ हो इससे कोई फर्क नहीं पड़ता है तुम ह्यूमन बींग हो तुम इंसान हो तो तुम्हें इतना तो करना ही है तो ऐसे कुछ सामान्य धर्म होते हैं और कुछ विशेष धर्म होते तो देह धर्म के दो प्रकार है सामान्य धर्म और विशेष धर्म विशेष धर्म में दोनों है एक वर्ण के धर्म और एक आश्रम के धर्म और सामान्य धर्म जो है वो दस है उनका डिटेल का निरूपण अभी आगे आएगा आया समझ में कुछ पूछना है इसमें किसी को नहीं राजा हाँ तो कर રાજા મનુસ્મૃતિમાં સામાન્ય ધર્મ આ પ્રમાણે કહેવામાં આવ્યા છે દ્વિતીય ક્ષમા દમોસ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ દ્વિવિદ્યા સત્યમ અક્રોધો દશકમ ધર્મ લક્ષણમ अर्थ धृति मतलब संतोषी बनवू मतलब संतोष मतलब धृति का मतलब है हमें हमारे में संतोष होना चाहिए क्षमा प्राणी मात्र पर दया राखवी कोई पर खोटू न विचारव क्षमा का मतलब है कि मतलब हमें किसी पर दया मतलब कोई भी हम प्राणी मात्र पर मतलब दया होनी चाहिए और किसी का बुरा नहीं सोचना चाहिए दम सहनशील बनवो दम का मतलब है कि सहन करना मतलब सहनशील बनना अस्तेय અન્ય અન્યાયથી કોઈનું કોઈ પણ ન લેવું ચોરી ન કરવી અન્યાયથી કોઈનું કहीं પણ ન લેવું ચોरी न करवी मतलब अस्त्य का मतलब ये है कि अन्याय से मतलब कुछ गलत काम से अपन किसी का कुछ ले नहीं और चोरी नहीं करनी शौच शास्त्રમાં બતાવ્યા પ્રમાણે पवित्रता રાખવી शौच मतलब जैसे शास्त्र में बताए गए हैं शौच के उस हिसाब से उसमें पवित्रता रखनी चाहिए इंद्रिय निग्रह मतलब हाथ पग आख नाक वगैरह ઇન્દ્રિયોને ने અધમ કાર્યથી दूर રાખવી विलासी न बनव मतलब जो हमारी इंद्रिय है हाथ पग आंख नाक इंद्रिय उनको भी जो मतलब खराब काम है अदम कार्य है उनसे दूर रखना चाहिए विलासी न बनवू मतलब विलासी मतलब जो लेविश मतलब मौत hmm. शौक खाना पीना जलसा कुछ इस तरीके की मेंटालिटी नहीं रखनी चाहिए कि हमें जीवन में इसके अलावा कुछ सूझे ही नहीं मतलब मो पैसा है तो मौत शौक करो पैसों को उड़ाओ जलसा करो गाड़ी में घूमो अच्छा खाओ पियो सो जाओ इस तरीके का जीवन हमारा नहीं होना चाहिए जी राजा लेविशनेस इन शॉर्ट ऐसा विलासीता बोलते हैं कि जिसमें तुम्हारे पास पैसे हैं तो जैसे वो राजा वगैरह का आता है ना कैसे दिन भर कुछ नहीं करते थे खाते पीते बैठे रहते सब मौत शौक करो इस तरीके की जीवन नहीं होना चाहिए कुछ हेतु होना चाहिए तुम्हारी लाइफ में जी राजा ई हाँ धर्म तेमज व्यवहार नु ज्ञान मेळवવું डी का मतलब है कि धर्म और व्यवहार का भी ज्ञान हमें होना चाहिए विद्या आत्मधर्म नु ज्ञान मेड़वू मतलब जो हमारा आत्मधर्म आगे बताया कि कृष्ण सेवा है उसका भी ज्ञान हमें होना चाहिए सत्य साचू बोलवू सत्य नो पक्ष लेवो खोटू ना करवू सत्य का मतलब कि हमें सच बोलना चाहिए और सच का साथ देना चाहिए और कुछ गलत नहीं करना चाहिए अक्रोध मन पर काबू राखी ने गुस्सो गुस्से न थवो मतलब मन पर काबू रखने का और गुस्सा नहीं होने का तो ये दस जो है वो सामान्य धर्म है मतलब वो समान रूप मतलब ये हमें सब फॉलो करने चाहिए हाँ આ દસેય ધર્મો मनुष्य मनुष्य मात्र माटे कल्याणकारी છે ये दस के दस जो धर्म है वो कोई भी मनुष्य के लिए मतलब अच्छे हैं कल्याणकारी है मतलब उन्हें अच्छा ही करेंगी આ ધર્મોને જો આપણા જીવનમાં ઉતારવામાં આવે તો આપણું સામાજિક જીવન તો સુધરે જ છે સાથે આપણી પુષ્ટિ ભક્તિમાં પણ આ ધર્મો સહાયક થાય છે मतलब ये जो धर्म है वो अपन को हमारे जीवन में लाने चाहिए वो अपन को सामाजिक जीवन में तो सुधार आते ही है सोसाइटी की तरफ से या घर परिवार से तो हमें सुधार मिलते ही है पर हमारे पुष्टि भक्ति मार्ग में धर्म में भी है वहाँ भी हमें ये धर्म जो है वो सहायक रहते हैं जैसे अपन ने आगे बहुत सारे इंद्रिय का शौच का सारे जो भी है मतलब दोनों में ही लागू पड़ते ही है આપણે પુષ્ટિ ધર્મ નું પાલન કરવાની સાથે હિન્દુ વૈદિક વૈદિક સનાતન વર્ણાશ્રમ ધર્મ નું પાલન પણ કરવું જોઈએ मतलब हमें पुष्टि धर्म के पुष्टि धर्म के साथ हिंदू वैदिक सनातन वर्णाश्रम धर्म है उनका भी पालन हमें करना चाहिए શાસ્ત્રો વર્ણાશ્રમ ધર્મ મુજબ આપણને જે વિશેષ ધર્મ નું આચરણ કરવાનો ઉપદેશ આપે છે તે ધર્મોને शक्ति अनुसार आचरण में लाववा જોઈએ मतलब यहाँ पे जो शास्त्र अनुसार वर्णाश्रम धर्म में जो जो विशेष धर्म में बोला है करने को वो वो जो धर्म है वो हमें मतलब कंपल शक्ति अनुसार मतलब जो हमें करना ही चाहिए ना हाँ शक्ति अनुसार मतलब जो शक्ति अनुसार है कि हम कोई कर ही नहीं पाए तो क्या करें हम जानते हैं कि इंद्रिय निग्रह करना चाहिए हमें ऐसे ज्यादा मोट शोक नहीं रखने चाहिए संतोष रखना चाहिए जीवन में पर हमारी भी इच्छाएं तो होती है उनको पूरी करने के लिए हम कोशिश भी करते हैं ऐसा तब तो हम जानते हैं कि इंद्रिय निग्रह करना चाहिए अपने इंद्रियों को कंट्रोल में रखना चाहिए ठाकुर जी में मन लगाना चाहिए दूसरे सब एक्टिविटीज को छोड़ना चाहिए फिर भी हम कर नहीं पाते हैं ना तो हमारी जितनी शक्ति है सामर्थ्य है कैपेसिटी उतना तो हम कर रहे हैं कैपेसिटी से बाहर जाके तो हम नहीं कर पा रहे हैं जानते हुए भी ऐसा जी राजा પરંતુ અધર્મ પરધર્મ પરધર્મ તેમજ ઉપધર્મો પાખંડ થી તો યથાશક્તિ नहीं हमेशा दूर ज રહેવું જોઈએ पर जो मतलब अधर्म है परधर्म है मतलब जो धर्म के बिल्कुल मानता नहीं है जो एकदम पाखंड है उन्हें तो बिल्कुल मानना ही नहीं चाहिए मतलब उन, उन लोगों से मतलब जो ऐसा होते हैं उनसे तो हमें एकदम दूर ही रहना चाहिए हाँ जी एक बार मतलब यहाँ बात यह है कि सामान्य धर्म ये है कि जो हर एक मनुष्य को करने ही चाहिए उसमें कोई चॉइस नहीं होती है कि तुम ये करना चाहते हो या नहीं करना चाहते हो देखो जैसे हमने पढ़ा है कि चलो संतोषी बनना चाहिए दया रखनी चाहिए सहनशील होना चाहिए अन्याय से किसी का नहीं लेना चाहिए अपने हक का लेना चाहिए बिना पूछे किसी की चीज नहीं लेनी चाहिए शास्त्र में बताए हुए पवित्रता के नियमों का हमें पालन करना चाहिए इंद्रियों को कंट्रोल में रखना चाहिए या धर्म और व्यवहार का ज्ञान प्राप्त करना चाहिए आत्मधर्म का ज्ञान हमें प्राप्त करना चाहिए सच बोलना चाहिए और मन पे काबू रख के गुस्सा नहीं करना चाहिए तो ये सारे ऐसे हैं कि अब तुम हिंदू हो मुस्लिम हो ब्राह्मण हो क्षत्रिय हो इससे कोई फर्क नहीं पड़ता है तो मनुष्य हो तो ये तो सामान्य बातें हैं ये तो मतलब ऐसी ह्यूमैनिटी जिसे हम बोलते हैं उसकी बातें तो ये हमारे सबके लिए कल्याणकारी है इनका पालन हमें करना चाहिए वर्णाश्रम धर्म भी ऐसे है कि जिनके लिए महाप्रभु जी आज्ञा करते हैं कि उन धर्मों को करने से हमें कोई पुण्य नहीं मिलता है पर नहीं करने से पाप जरूर लगता है क्योंकि ये शास्त्र में बताए हुए कर्म है और वेद क्योंकि भगवान की वाणी है तो हम कृष्ण भक्त हैं तो ठाकुर जी की आज्ञा का पालन करना हमारा कर्तव्य है इसलिए जो व्यक्ति वर्णाश्रम धर्मों का पालन नहीं करता है वेद की निंदा करता है तो ऐसे व्यक्ति को महाप्रभु जी आज्ञा करते हैं कि उनको नरक तो नहीं मिलता है क्योंकि वो वैष्णव है भक्त है ठाकुर जी के नरक तो नहीं मिलता है पर ऐसी कोई हीन योनि में जन्म होता है जिसके कारण उन्हें ठाकुर जी से अंतराय हो जाता है तो इसलिए वर्णाश्रम धर्मों का भी यथाशक्ति पालन हमारे लिए जरूरी है आज के समय में कुछ भी बच्चा नहीं है न वर्ण बचे है न आश्रम बचा है ये हम जानते हैं उसके धर्म मतलब एक भारत की हिस्ट्री जैसा बन गया कि पहले ये हुआ करता था प्रेजेंट में इन चीजों को हम बिल्कुल नहीं जानते ना समझते ना हमारे लिए कर पाना पॉसिबल है पर अपने लेवल पे हम जितना कर पाए उतना करना चाहिए ये इसमें बात है बाकी सामान्य धर्मों का पालन करना चाहिए विशेष धर्मों का भी यथाशक्ति पालन करना चाहिए क्योंकि जब तक हम इस देह से बंधे हुए हैं तब तक देह से जुड़े हुए हर कर्म हमारे लिए है ही उसी तरह आत्मधर्म की जब तक बात है तो नवदा भक्ति श्रवण कीर्तन स्मरण पाद सेवन अर्चन वंदन दास सख्य और आत्मनिवेदन ये नवदा भक्ति जो है वो तो हम अपने घर में जब ठाकुर जी को पधराते हैं तो सेवा करते ही है नवदा भक्ति में दो प्रकार है एक नाम भक्ति है और एक रूप भक्ति है श्रवण कीर्तन स्मरण जो है वो नाम भक्ति है उसके अलावा की रूप भक्ति है नाम भक्ति मतलब हम ठाकुर जी के गुणगान को सुनते हैं बोलते हैं उन्हें याद करते हैं स्मरण करते हैं तो जिन लोगों के लिए अपने घर में ठाकुर जी का स्वरूप बदला के स्वरूप सेवा करना पॉसिबल नहीं हो तो वो लोग नाम भक्ति करते और जो लोग का इतना भाग्य हो क्या उनके घर में ठाकुर जी पदरा के सेवा कर पाए तो वो लोग पाद सेवन अर्चन वंदन दास सख्य और आत्मनिवेदन इस प्रकार से नवदा भक्ति को फुल फ्लैज वो लोग अपने घर में करना चाहिए ये सेवा भक्ति ठाकुर जी का नाम लेना प्रभु की शरण में जाना ये हमारा आत्मधर्म है मतलब तुम अपनी आत्मा के लिए कर रहे हो अपनी आत्मा के उद्धार के लिए कर रहे हो तो इस प्रकार से दो प्रकार के धर्म हमारे शास्त्रों में बताए हैं एक आत्मधर्म है देह धर्म है देह धर्म शरीर से रिलेटेड है आत्मधर्म हमारी आत्मा से रिलेटेड है हाँ बोलो वर्णाश्रम ने आपने बताया कि अभी पूरे ख़त्म हो चुके हैं और अभी पॉसिबल कुछ रहा नहीं करना और हिस्ट्री ऐसा हो चुका है तो इसमें मुझे ये प्रश्न था कि पुण्य नहीं मिलता है लेकिन पाप तो मिलता ही है तो हम सब पाप के भागीदारी बन चुके हैं कुछ चीजें कलयुग के हिसाब से भी होती है हमारे सामर्थ्य में नहीं है हमारी शक्ति में नहीं है सोसाइटी की पूरी व्यवस्था हमारी जीवन शैली से लेके सब कुछ बदल चुका है तो ये सारी चीजें भी असर तो करती है पर फिर भी अब ठाकुर जी को उसको कितने लेवल पे उसको दोष माने और कितना अलाउ करे ये हम नहीं जानते हमारी मजबूरी है क्योंकि हम चाहे तो भी व्यक्ति आज के जमाने में इसको फॉलो नहीं कर सकता है तो ये मजबूरी भी है हमारी शक्ति भी नहीं है तो सामर्थ्य के हिसाब से हम जितना कर रहे हैं वो गिना जाता है नहीं कर पा रहे उसको कभी कभी अवॉइड भी किया जा सकता है और कभी कभी ठाकुर जी उसको बुरा मान ले तो भी पॉसिबल है अब ये फल हमारे हाथ में नहीं अब ठाकुर जी क्या चाहते हैं वो हम नहीं जान सकते जी जी हाँ। राजा जो ये दी में जो व्यवहार आता है ना तो उसमें हाँ। सबके साथ व्यवहार आ जाता है मतलब लोगों के मतलब हाँ, सोशल हाँ। राजा ये जैसे आपने जो बताया कि वर्ण आश्रम जैसे पालन ना करने से दोष लग रहा है लेकिन अभी तो परिस्थिति ऐसी कि वर्ण आश्रम पता ही नहीं कि क्या क्या वर्ण आश्रम है उसमें क्या क्या उसके अंतर्गत है तो फिर उस स्थिति में क्या माना जाएगा देखो इसमें फिर से मैं जैसे निशांत को बताया ना ऐसी बात है इसमें कि हम नहीं जानते हैं ये हमारी गलती है तुम इस चीज को नहीं समझते हो तुम्हें इस चीज का ज्ञान नहीं है ये तुम्हारी गलती है इसमें हम ठाकुर जी को ऐसा नहीं कहेंगे जैसे इसमें काका हमेशा एग्जाम्पल देते हैं कि हम रोड पे वाहन चलाना शुरू कर दें टू व्हीलर या फोर व्हीलर और एक्सीडेंट कर दे ट्रैफिक पुलिस हमारे पास आए या सिग्नल तोड़ दे ऐसे कोई भी गलती कर दे जो रोड ट्रैफिक के खिलाफ है और जब ट्रैफिक पुलिस हमें पकड़े और हम ये कहें कि हमें पता नहीं था तो वो क्या कहेगी कि पता नहीं था तुम्हारी रिस्पॉन्सिबिलिटी बिना पता किए तुम वाहन लेके रोड पे चलाने क्यों आ गए हो ये तुम्हारी गलती अब एक्सीडेंट हो गया तो हो गया तुम्हें जो जुर्माना भरना पड़ेगा वो भरना भी पड़ेगा और तुम्हारे शरीर को या बाइक को स्कूटर को जो नुकसान हुआ वो नुकसान भी हो गई इसमें इसका कोई ऑप्शन नहीं है उस तरीके से मैंने भी निशांत को कहा वही बात है इसमें क्या फल के लेवल पे हम नहीं जानते कि ठाकुर जी इसको कितना अलाउ करेंगे और कितना अलाउ नहीं करेंगे पर अगर हम नहीं जानते हैं ये तो ये हमारे पार्ट में गलती है उसके लिए ठाकुर जी कॉम्प्रोमाइज नहीं करना चाहिए आइडियली बात ये जैसे ट्रैफिक पुलिस तुम्हें नहीं पता तो ट्रैफिक पुलिस कहेगा चलो चलेगा कल तुम आगे ऐसे ऐसी गलती नहीं करना पर ऐसा नहीं होता है नियम से जो होता है वो तो होता ही है हम नहीं जानते हैं ये हमारी गलती है जी पर यही चीज है फल के लेवल पे ठाकुर जी ने कितना चला लिया और कितने को सीरियसली ले लिया ये हम नहीं बता सकते राजा और एक तरह से इसमें ऐसे भी यूं समझ सकते हैं कि वृत्ति के जो भी वर्णाश्रम धर्म बताए हैं या वैदिक धर्म बताए हैं या लौकिक धर्म जो भी हैं लेकिन अगर भगवत धर्म में अगर कुछ हानि नहीं हो रही हो और भगवत धर्म अगर निभ रहा हो तो एक बार अगर ये नहीं भी हो ये सारे धर्म अगर वर्णाश्रम धर्म है या वैदिक धर्म अगर नहीं कर पा रहे हैं तो उसमें कोई मतलब दोष बुद्धि नहीं होगी होनी चाहिए या नहीं होगा तो कोई दोष मतलब मुख्यतः मतलब भगवत धर्म लिखना चाहिए बस महाप्रभु जी बालबोध में यही आज्ञा कर रहे हैं कि जब तक यह शरीर हमसे लगा हुआ है और शरीर के अभिमानी हम हैं कि मैं पुरुष हूँ मैं स्त्री हूँ मैं ब्राह्मण हूँ मैं इसका बेटा इसकी बेटी हूँ तब तक वो धर्म कंपलसरी हमारे लिए है ही उनसे हम छूट नहीं सकते और महाप्रभु जी यहाँ तक कहते हैं कि अगर हमने ऐसा समझ के छोड़ दिया कि हम तो भगवत धर्म तो कर रहे हैं पर ठाकुर जी ने हमें पकड़ा या नहीं पकड़ा ये हम नहीं जानते तो अगर ये भी करना छोड़ दिया तो हम कहाँ जाएंगे हमारा क्या होगा महाप्रभु जी यहाँ कहते हैं कि वो दुगना भार होगा एक तो ठाकुर जी ने नहीं पकड़ा तो वहां से भी गए और ऊपर से ठाकुर जी ठाकुर जी ने पकड़ा नहीं ये तो गया ही गया वर्णाश्रम को भी छोड़ा तो शास्त्र का भी अपराध लगेगा तो ये दोनों तरफ से हम गए इसलिए महाप्रभु जी ये आज्ञा कर रहे हैं कि उन धर्मों को नहीं छोड़ना चाहिए साथ साथ में भगवत धर्म को भी करना चाहिए मतलब गोपीनाथ जी भी यही आज्ञा कह रहे हैं कि हम अगर साधनावस्था में हैं तो हमें हमारे रूटीन में सेवा को ऐड करना है पुरानी किसी चीज को हमें कैंसिल नहीं करना है हम सोचेंगे तो हम सेवा कर रहे हैं इसलिए अब हमें कुछ भी करने की जरूरत नहीं है तो ऐसा नहीं है गोपीनाथ जी साफ इस बात की आज्ञा कर रहे हैं कि जो भी तुम्हारा रूटीन है पहले था वैष्णव होने से पहले उसे ऐसे की ऐसे कंटिन्यू करता है उसमें केवल भगवत धर्म को ऐड कर देना है तो और बात ये तो है ही इसमें कि अगर कभी ऐसा हो जाए कि हमें ठाकुर जी की सेवा की वजह से इन धर्मों के साथ कॉम्प्रोमाइज करना पड़े टाइमिंग को हमें छोड़ना पड़े आगे पीछे कर देना पड़े तो उन सब चीजों में इतना दोष नहीं होता है प्रायोरिटी हमारे लिए ठाकुर जी है इसमें कोई शंका नहीं है पर हम ठाकुर जी की आड़ में इन धर्मों को अगर छोड़ देते हैं तो ये बात गलत है लेकिन आज जैसे वो वैदिक धर्म और वर्णाश्रम धर्म निभाने में अगर जो समय जा रहा है वो इससे अच्छा भगवत बंधन करें तो उसमें उसमें ऐसा क्यों माना जाएगा कि वो दोष लगेगा भगवत भजन कर रहे हैं वो तो कभी निष्फल हो ही नहीं सकता अरे हम खाना पीना कर रहे हैं ऑफिस भी जा रहे हैं टीवी भी देख रहे हैं घूम भी रहे हैं तो एक शास्त्रीय कर्म करने में ही हमें ऐसा क्यों लग रहा है कि हमें ठाकुर जी की सेवा में वो बाधा कर रहे हैं ये सारी चीजें हमें क्यों बाधा नहीं करती है राजू जैसे ठीक है उसमें तो जैसे अगर टीवी देख रहे हैं या कहीं जा रहे हैं तो उसमें तो ठीक है मनोरंजन भी हो रहा है ये क्रिया करने में तो मनोरंजन भी नहीं हो रहा तो कोई कोई ऐसे रिफ्रेशमेंट भी नहीं हो रही थी तो अच्छा भगवत भजन कर दो वो ज्यादा अच्छा है रिफ्रेशमेंट के लिए नहीं किया जाता है ना किसी के लिए किया जाता है वेद क्योंकि ठाकुर जी की आज्ञा है ठाकुर जी की आज्ञा पालन करना है हमारा कर्तव्य है इसलिए हमें करना है अब इसमें ये क्यों करें या हमें अच्छा लग रहा है या अच्छा नहीं लग रहा है इसका कोई प्रश्न नहीं होता है जैसे बच्चे को हम स्कूल भेजते हैं तो स्कूल जाने से तुम्हारा भला होगा ये बच्चे को भले उसमें अच्छा नहीं लग रहा है खेलना अच्छा लगता है फिर भी माता पिता इस बात को जानते हैं कि उसके लिए स्कूल जाना ज़्यादा जरूरी है खेलने के बजाय तो यही इसके अंदर बात है कि हमारे लिए सबको छोड़ के भी शास्त्रीय कर्मों को तो करना ही चाहिए उनको हम कभी भी छोड़ ही नहीं सकते कोई सवाल ही नहीं राजा लेकिन जैसे आपने जो स्कूल वाला जो एग्जाम्पल दिया उसको यूं नहीं दे सकते कि मतलब भगवत भजन करना इम्पोर्टेंट है बस और बाकी सारी चीजें हो रही है तो ठीक है नहीं भी हो रही है तो ठीक है ऐसे यू नहीं हाँ, मान सकते गोपीनाथ जी महाप्रभु जी दोनों की आज्ञा है कि उनको किए बिना छुटकारा नहीं है वो तो करना ही पड़ेगा तुम कैसे भी एडजस्ट करो तो राजेश यहाँ मतलब थोड़ा सा क्या ये ज्यादा मुख्य हो रहा है वैदिक कर्म और जो भी धर्म है मुख्य तो है ही जैसे प्रभु जी की आज्ञा सेवा करना है जो ठाकुर जी की हम सेवा कर रहे हैं उनकी ही ये आज्ञा भी है कि तुम्हें इन धर्मों को करना चाहिए हमारे सेवे की ही आज्ञा का पालन हम नहीं करेंगे तो ये कैसी बात हुई लेकिन जैसे सेवे सेवे की आज्ञा ये भी तो है कि भगवत भजन करो भगवत सेवा करो तो दोनों मतलब तो दोनों आज्ञा है अब कौन सी करोगे कौन सी छोड़ोगे राजा फिर ये है कि भगवत भजन जैसे अगर कहें तो ज्यादा अच्छा हमारे पास 24 घंटे का समय है जब हम खाना पीना सोना कॉलेज जाने से लेकर हर प्रवृत्ति कर सकते हैं तो शास्त्रीय कर्म करने में ही हमें क्यों प्रॉब्लम है वो ही क्यों भारी पड़ते हैं तभी हमें भगवत भजन क्यों याद आता है घूमने जाते हैं तो क्यों याद नहीं आता है घूमने मत जाओ बात ये रिफ्रेशमेंट चाहिए तो रिफ्रेशमेंट मत लो घूमने मत जाओ पर शास्त्रीय कर्म कर लो इसमें कोई ऑप्शन नहीं है इसका ये करना ही है हम्म। क्योंकि महाप्रभु जी गोपीनाथ जी दोनों ने इसको इतना इम्पोर्टेंट दिया साधन दीपिका पढ़ लो महाप्रभु जी का साधन प्रकरण पढ़ लो और ये बालबोध पढ़ लो तो महाप्रभु जी ने बहुत इसे वजन दे के इस बात को कहा है कि इन कर्मों को तुम नहीं ही छोड़ सकते हो हम्म। और राजा जैसे जो गीता जी में जो ठाकुर जी ऐसा कह रहे हैं सर्व सारे धर्म सर्व धर्मान परित्यज्य वाला जो श्लोक है माम एकम शरण कि सारे धर्म को छोड़ के अगर तू मेरे पास आ, आता मतलब मेरे को बचता है तो फिर तुझे वो लोक और वैदिक में क्या स्थिति हो रही है उसमें चिंता करने की जरूरत नहीं है तो फिर वो वहां पे क्या कुछ और दृष्टांत कहना चाह रहे हैं या वो इसी से संबंधित है नहीं वहाँ धर्म का अर्थ अलग है ये नहीं है अच्छा राजा ठीक है तो आज का यहाँ रखते हैं आगे का कल करेंगे राजा हाँ आ, राजा मतलब इसमें ये समझना चाहिए ना कि ये सारे धर्म भी कंपलसरी फॉलो करने चाहिए आप सेवा कर रहे हो और उस मार्ग में जुड़ रहे हो कि ना जुड़ रहे हो पर ये सारे धर्म जो बताए गए हैं दस वो भी कंपलसरी फॉलो करने चाहिए हाँ बिल्कुल हिंदू मात्र के लिए है राजा हाँ। ठीक है तो आज का रखते हैं आगे का फिर कल करेंगे धन्यवाद राजा राजा धन्यवाद राजा और आज पांचवी जो